જય સ્વામિનારાયણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્ની નાશતે દુઃખોય કરણે ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે સત્સંગે નિસંગ निसङ्गत्वे निरमोहत्वम् निरमोहत्वे निश्चलचेतम् निश्चलचित्ते जीवनमुक्ति भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते આપણે શ્લોક ચાલે છે સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વ એમાં સત્સંગત્વે નિસંગત્વમ એ ટુકડો આપણે સમજવા કોશિશ કરીએ છીએ સત્સંગથી જગતમાં અનાશક્તિ થઈ જાય છે વૈરાગ્ય આવે છે સંસારની આશક્તિ છૂટી જાય છે એ સમજાવતા આપણે ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત એ શ્લોક વણ્યો એના પછી પ્રાણાયામમ પ્રત્યાહારમ નિત્ય અનિત્ય વિવેક વિચારમ એ શ્લોક આપણે વીણ્યો એમાં નિત્ય અને અનિત્ય વિવેક વિચાર ઉપર આપણે સાંભળતા હતા એ સમજાવતા આપણે સુર મંદિર તરુતલ નિવાસ એ શ્લોક સાથે લીધો ત્યાર પછી વયસી ગતે કહ કામ વિકાર शुष्के नीरे कह कासा रह क्षीणे वित्ते कह परिवारो ज्ञाते तत्वे कह संसार ये ज्ञाते तत्वे कह संसार ये टुकड़ो अपने गया वक्त समझा त्या ત્યાં આપણે અટક્યા હતા કારણ કે નિત્ય અનિત્ય વિવેક એનું ટૂંકું રૂપ જ્ઞાતે તત્વે કહ સંસાર છે નિત્ય અને અનિત્યનો વિવેક થાય નિત્ય એવા પરમાત્માના આત્મા અને પરમાત્મા એ પરમ તત્વનું જ્ઞાન થાય તો અનિત્ય એવો સંસાર પછી ક્યાંય ઊભો રહેતો નથી સંસારની આસક્તિ સદાને માટે છૂટી જાય છે મૂળ વસ્તુ છે નિત્ય એવા આત્મા અને પરમાત્મા અને અનિત્ય એવો સંસાર દેહ દેહના સંબંધી એ બધાને ઓળખવા તત્વત ઓળખવા તો આ પરમ તત્વને ઓળખે અને સંસાર છૂટી જાય કઈ રીતે હજુ થોડુંક સમજવા જેવું છે જો તમે કોઈ જગ્યાએ દસ હજાર રૂપિયાના પગારની નોકરી કરતા હો અને તમને ક્યાંય એક લાખ રૂપિયાની ઓફર આવે નોકરીની તો તમે દસ હજારની નોકરી રાખો છોડી દો તત્કાળ છૂટી જ જાય એવી રીતે પરમાત્માના સ્વરૂપની જો ઓળખ થાય તો આ સંસારની નોકરી તત્કાળ છૂટી જાય સંસારની જે ગુલામી છે સંસારની સેવામાં જોડાયા છે એ બધું છૂટે અને ભગવાનની સેવા ઉપાસનામાં મન લાગી જાય કારણ કે એ તો લાખોનો ખજાનો પણ ઓળખાય તો ન ઓળખાય તો પછી તો દસ હજારની નોકરી એના માટે બરાબર છે જેને જેને ભગવાન ઓળખાયા એમણે પછી સંસારની નોકરી છોડી દીધી મીરાબાએ શું કર્યું એને ત્યાં રજવાડું હતું ઉદયપુરના જમકુબાએ શ્રીજી મહારાજને ઓળખ્યા પછી શું કર્યું રજવાડું છોડી દીધું પછી તો એ ભગવાનનું ભજન કરે સત્સંગ કરે એમાં એને રસ હોય સંસાર છોડીને નીકળી પણ જાય અને ભાગ્યવશાત સંસારમાં રહેવું પડે તો પણ એની વૃત્તિ કેવી હોય કે સંસારના વ્યવહારમાં એને કોઈ ખોટ આવે થોડી ઘણી હાનિ થાય તો એને બહુ રંજ ન થાય ધંધામાં કદાચ થોડી ખોટ આવે ઓછું કમાય તો એને દુઃખ ન થાય પણ જો સત્સંગમાંથી ભગવાનની ભજનમાંથી એનો જીવ પાછો પડી જાય તો બહુ દુઃખ થાય ત્યારે સમજવાનો કે ભગવાનનો મહિમા સમજ્યો છે સંસારમાં સંબંધીઓ છે એનો વિયોગ થાય થોડું છેટું રહેવાનું થાય દૂર રહેવાનું થાય સંગાત છૂટી જાય તો બહુ રંજ ન થાય પણ ભગવાન સત્સંગ સંતો ભક્તો એનો જો વિયોગ થાય તો મહા થાય ત્યારે સમજવું કે એને ભગવાનનો મહિમા સમજાયો છે નિત્ય એવા પરમાત્મા અને આત્માને એમણે સમજ્યા છે આપણો એમાં વિચાર કરી લેવો એ દુઃખ ક્યાં થાય છે મને ઘણીવાર વિચાર આવે કે ઘણા લોકોને કોઈ સંજોગ વસાત સત્સંગ મળે પૂજા પાઠ ભજન કરતા થાય પછી થોડું સત્સંગથી છેટું જવાનું થાય તો ધીમે ધીમે પૂજા પાઠ ભજન બધું છૂટી જાય એવા ઘણા હશે તો મનમાં હવે એમ થાય કે મારા ભગવાનને બધા શા માટે મૂકી દેતા હશે છોડવા જેવું છે એ નથી છોડતા બસ આ બધા દુનિયામાં જે ફેમસ સેલિબ્રિટીઝ કહેવાય બધી વ્યક્તિઓ કરોડોમાં આળોટતા હશે બરાબર છે સવારથી ઉઠીને સાંજ સુધી કરવાનું શું સવારમાં ઉઠીને ન ભગવાનની કોઈ પૂજા માળા જપ સાધુઓનો સંગ સત્પુરુષોનો સંગ ભાગવત રામાયણ ગીતા ભાગવત એવા કોઈ ગ્રંથોનું શ્રવણ કશું નહીં રાત દિવસ દુનિયા એને ડાહ્યા માને પોતે પોતાને ડાહ્યા માને પણ કરે છે શું ગંધવાળો ચૂથે છે ભગવાનને ભૂલીને કરે છે ત્યારે એમ થાય કે આ બધા જીવ મહાદુર્ભાગી છે અને એમાં જેને થોડોક સત્સંગ મળ્યા પછી એ મૂકી દે ત્યારે એમ બહુ દુઃખ થાય કે આ પૂર્વના બહુ પાપ છે એ ભગવાન ગમતા નથી સવારમાં ઉઠીને ઢોરની જેમ ખાવું પીવું ઓફિસે ભાગ્યા પાંચ પૈસા કમાયા એ બૈરા એ છોકરા એ બધું બસ સર્વસ્વ માન એવું તો કરોડો જન્મ કર્યું છે અને એક સનાતન વસ્તુ છે ભગવાન અને ભગવાનના ભજન અને સત્સંગ વગર જીવ ક્યારે સુખિયો થવાનો નથી ક્યારે સુખ નથી બધું જ બધું જે સુખ છે એ માનેલું છે હકીકતમાં માનેલું છે સુખ છે નહીં માન્યું છે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે આ જીવે વિષયમાં સુખ માયનું છે સુખ છે નહીં સુખ તો ભજનમાં છે સુખ તો ભગવાનમાં છે સુખ તો સત્સંગમાં છે એ ભૂલીને રાત દિવસ લોકો ધંધાની પાછળ મંડ્યા છે સંસાર પાછળ મંડ્યા છે મહા દુર્લભ માનીને મંડ્યા છે પશુઓ એના છોકરાઓને સાચવે છે મોટા કરે છે ઉછેરે છે પાળે છે પોષે છે આ ધોમ તડકા તાપ પડે છે આપણે ટીટોળીને જોઈએ ને તો આપણને દયા આવે કે આને છત્રી માથે રાખીએ ઈંડા મૂકીને એના ઉપર ધોમ તડકો હોય એના ઈંડાને સેવા માટે કલાક કલાકના વારા હોય તમે જોયું છે પતિ પત્નીના કલાક કલાકના વારા હોય એક કલાક આ બેસે પછી એ જતા રહે પછી બીજો આવે બે જણા હોય ને કપલમાં પણ તડકામાં રાખવું જ પડે લ્યો હવે આવા આવું મનુષ્ય આવું છોકરાનો ઉછેર નથી કરતો અને ઓલા ટીટોળા મોટા થઈને ક્યાં એને પગ દબાવ આવવાના છે તો એ તો પશુઓ કરે છે પક્ષીઓ કરે છે સુખ જીવને ત્યારે થવાનું છે જ્યારે ભગવાનને ભજશે ત્યારે સમજાય કે ન સમજાય આ સૂત્ર ગોખ્યા કરવાનું છે સુખ તો ભગવાનમાં જ છે જ્યારે જીવ ભગવાન ભજશે ત્યારે જ સુખીઓ થશે અને જેટલો હજી સંસારનું ભજન થાય છે એટલો જીવ દુઃખી થવાનો દુઃખી થવાનો ને દુઃખી થવાનો જીવતા પણ થવાનો મરીને પણ થવાનો બીજું નીકળે જ નહીં તુલસીદાસજીએ કીધું છે અને રામચરિત માનસમાં શિવજીએ પણ એમ કીધું છે રેતીને પીલી પીલીને મરી જાઓ તો એમાં સનાતન સિદ્ધાંત છે કે એમાંથી તેલ નીકળે નહીં મરી જાઓ તો એમાંથી ખાદ્ય તેલ નીકળે જો એમાંથી તેલ નીકળે તો આ સંસારમાંથી સુખ નીકળે એમ તુલસીદાસજી કહે છે નીકળે જ નહીં દરિયાને ડખોડો વલોવો તો એમાંથી માખણ નીકળવાનું નથી માખણ નીકળે તો દૂધ દહીંમાંથી નીકળે એમાં સંસાર છે ખારો દરિયો ડખોડે રાખો એમાંથી માખણ નીકળવાનું નથી મંડે જ રહ્યો તમ તમારે જેટલું કરવું એટલું કરો પણ એને જો એ મહારત્ન સમજાય ભગવાન તો સંસારનું સેવન છૂટી જાય સંસાર છોડીને ભાગી જવું એવો પાછો અર્થ નથી ભલે સંસારમાં હોય પણ ભગવદ ભક્તિ સાથે જીવશે તો જીવવાનો સ્વાદ જ જુદો થઈ જશે તો ભગવાનનો મહિમા સમજાય તો સંસાર છૂટી જાય બીજું હવે એનાથી થોડું હાયર સ્ટેપ અમે દસેક વર્ષ પહેલાં આફ્રિકા બાજુ શિસલ ટાપુ છે ત્યાં ગયા હતા હવે અત્યારે શું પરિસ્થિતિ છે એ ખબર નથી પણ ત્યારે પાવડરનું જ દૂધ મળે પાવડર જ મળે દૂધનો પાવડર એ પાવડરનું જ દૂધ પાવડરનું જ દહીં પાવડરની છાશ અસલી ગાય ભેંસનું દૂધ સૂંઘવા પૂરતુંય મળે નહીં આમ આચમાં પંચામૃત કરવું હોય ને એટલું મળે નહીં હવે ત્યાં જે લોકો છે અને જે વર્ષોથી ત્યાં ગયા જ છે એ તો આરામથી ખાય પીએ પાવડરનું દૂધ અને આપણને મોંમાં જાય નહીં પાવડરનું દૂધ જેવું થઈ જાય ભાવે નહીં બરાબર છે ને એ લોકોને ભાવે છે મોજથી હો બધા જે લેબર વર્ક કરનારા બધા આરામથી એ પાવડરના ડબ્બાના દૂધ દહીં છાશ ચાય બધું આરામથી પીએ આપણને ભાવતું નથી કેમ આપણે અસલી દૂધનો સ્વાદ લીધો છે એમ જ્યારે ભગવાનનો અસલી સુખનો સ્વાદ આવે ત્યારે સંસારનો સ્વાદ ગમે એ નકલી છે અસલી ભગવાનનો સ્વાદ જેને જેને આવ્યો પછી એને પાવડરના દૂધ ભાવે નહીં ભગવાનનું થોડું ભજનનું સુખ આવ્યું હોય ને <clears throat> તોય પછી આ આમાં મજા ના આવે જીવ તો અંદરથી મચડાયા કરે ક્યારે આ બલામાંથી છૂટી કબીર સાહેબે તેમ કીધું કે કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ મરને છે સબ જગ ડરા મેરો મન આનંદ કબીર સાહેબ કે મરને છે સબ જગ ડરા બધા ડરે છે મરવાથી પર મેરો મન આનંદ કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ મને તો એમ થાય છે ક્યારે મરીએ ને ક્યારે ભગવાનને પામીએ આ બધા મરવાથી ડરે છે એટલે અહીંયા શું લઈ લેવાનું છે પણ આજે બધા ક્રાંતિકારી વિચારધારાવાળા છે એ બધા એમ જ કહે છે કે આ પૃથ્વી છે એ જ આપણા માટે સર્વસ્વ છે આની આગળ બીજું કંઈ છે નહીં હોય તો આપણને ફાવશે નહીં આપણે આ જે બધું રાખો તમારી રીતે તમારા ડાપણ છે અને બહુ પ્રદર્શન ન કરો કારણ કે તમે વ્યાસ વાલ્મીકી તુલસીદાસજીથી મોટા નથી એટલી તો અકલ રાખીને કથા કરો કે તમે હાવ પછી તમને કોઈ કેનારું નથી એટલે ભયડે રાખો બધાને એમ જ માનતા છે ને દુનિયા બધે મૂર્ખ છે એમ હવે તો ગ્રહસ્થ કથા ખારો થઈ ગયા છે ને એ આ ભગવા સાધુ વાળા છે ને એ બધાને મૂર્ખ માને છો આ તમે સમજી રાખજો આ ગ્રહસ્થ કથાકારો જેટલા થઈ ગયા એ બધાને એમ છે કે આ સાધુ છે ને એ બધા મૂર્ખ છે એને કઈ ખબર જ નથી અમે સાચું સમજીએ છીએ એને એમ જ છે આ ભગવા લુગડાને લીધે જ આ દુનિયા ટકી છે તમારે રાજદી સાહિત્યકારો પત્રકારો એવા બધાનો સંઘ સોબત અને તમે અધ્યાત્મની ચર્ચા એવા એવાની કરો તમને શું તમારી બુદ્ધિ ન ફરે તો કોની ફરે કોઈ પહોંચેલા સાધુનો સંગત છે અને પત્રકારોને ગમે તેવા સાહિત્યકારો ગુણો છા હોય કે ગમે તે હોય હવે એને એને શું ઉપનિષદ લખી નાખે એટલે ઉપનિષદના સારની ખબર પડી જાય પાંચ લેખ બીજા લેખે છઠ્ઠો લેખ સેક્સનો લખે એ તમને શું ઉપનિષદ પાવાનો હતો એ બધા વખાણે એટલે તમે જયારે બુદ્ધિના શ્રેષ્ઠ થઈ ગયા કોઈ કે આ માથે ગુરુ જોઈએ ને બાબા ને માથે ગુરુ કોણ છે પણ માને અમને બધું સમજાઈ ગયું છે એમ નથી ખબર પડતી કે તો સુખ સંકાદિક નારદ વ્યાસ વાલ્મીકી એ બધાની તમે નિંદા કરી રહ્યા છો આ દેશમાં રહીને એનો વિચાર કરવો જોઈએ ને પેલા કે શું બોલો છો તમે તો અસલી જે સુખ છે ભગવાનનું એનો જ્યારે સ્વાદ આવે છે ત્યારે સંસારના સુખ ઝેર થઈ જાય છે બધા આ સંસારમાં બંને વેચાય છે અસલી ને નકલી નકલી દૂધ નકલી ઘી નકલી માખણ નકલી પાણી નકલી સોનું નકલી મધ અરે બધું ને નકલી પોલીસ જો બજારમાં બધું નકલી બહુ ચાલે છે નકલી કરન્સી એમાં અસલી ઓળખો તો સુખી નહીતર મહાદુખી ભલે ને ગમે તેવું પકડ્યું હોય પચાસ કિલો નકલી સોનું લાવીને તમે રાખી મૂક્યું શું કામનું પાંચ કરોડની નકલી કરન્સી રાખી હોય નોટ રાખી હોય પટારામાં મૂકીને તિજોરીમાં શું કામ નહીં એમાં નકલી સંસારને ગમે તેટલો કિંમતી માનીને ભેળો કર્યો હશે તો અંતે પસ્તાવાનું પસ્તાવાનું ને પસ્તાવાનું છે અસલી ઓળખવું પડશે અને જ્યારે અસલી પરમાત્માનું સ્વરૂપ ઓળખાય ત્યારે નકલી સંસાર છૂટી જાય છે જ્ઞાતે તત્વે કહ સંસાર પછી સંસાર ક્યાં રહે છે સંસાર પાછું ફરીથી આપણે કહે સંસાર મૂકીને ભાગી જવું એવું પણ નથી પણ સંસારી હોવા છતાંય એ સાધુ હોય છે સંસારમાં પણ પરમ સ્વતંત્રતાથી જીવતો હોય છે ત્રીજું સ્ટેપ સર્વોત્તમ છે એક તો સુખ વધારે મહત સુખ મળે એટલે નાનું સુખ છૂટી જાય હમ છાશ રોટલો જમતા હોય અને શિખંડપુરી રસપુરીની થાળી મળે તો પેલી છાશ રોટલો માણસ છોડીને ઉભો જ થઈ જાય ને અને અસલી વસ્તુ મળે તો નકલી વસ્તુ છૂટી જાય તમે પિક્ચર જોતા હો એમાં એક્ટર સરસ મજાનો અભિનય કરતા હોય પણ એને અંદર જે અભિનય કરે છે એ અભિનેતા તમારે બહાર જ રોડ ઉપર ક્યાંય અત્યારે મુલાકાત થવાની હોય તો તમે થિયેટરમાં ઉભા રહ્યો બોલો ને અમિતાભ બચ્ચનનું પિક્ચર તમે જોતા હો પણ અમિતાભ બચ્ચન ચોરાહા ઉપર ઉભો ને બધાને ઓટોગ્રાફ આપતો હોય તો તમે મૂવી છોડીને નીકળી જાઓ ને બહાર કેમ ભાઈ મળી આવીએ આ તો બધું ઠીક છે મારા ભાઈ ઓલો પછી નહીં મળે અને નકલી એ નકલી અસલી એ અસલી એમ નકલી સંસાર તમે મોજ માણીએ છીએ પણ જ્યારે અસલી ભગવાન સામે આવતો હોય છે ત્યારે માણસનો જીવ ખેંચાઈ જતો હોય છે ઓળખવાની વાત છે સંસાર છૂટતા કઈ વાર લાગતી નથી પણ કથાકારો તો હવે એવું બધા બહુ ગોળા અપાય છે ઘણા લોકો આપણને જીવ બળે કે આના કરતા વ્યાસપીઠ ઉપરથી ઉતરી જતા હોય તો સારું આપણે મુક્તિ જોઈતી જ નથી મુક્તિમાં આપણને ફાવે નહીં ભગવાન સામે આવીને ઉભા રહીએ તો આપણને ફાવે નહીં આપણને ગમે નહીં એમની આ રે આપણે તો આ બધા તમે સાંભળો છો એ જ બધા ભગવાન બાકી બધે કોણ ભગવાન ચડી શું બેઠા છો ને લોકોને ઊંધે રસ્તે શું કામ દોરો છો શબરી રામ રામ રામ કરતી કરતી આ કથા તો યાદ આવે છે ને કે એને દ્વારા રામ આવીને ઉભા રહીએ છે તો એ કથા જ કાઢી નાખવી જોઈએ રામ આવે એટલે શું તમે વાત કરો છો પણ માથા ફરી જાય એટલે આવું છે તો ત્રીજું સ્ટેપ સંસાર કેમ છૂટે કિંમતી વસ્તુ મળે છુલ્લક છૂટી જાય અસલી સ્વાદ આવે નકલી સંસારનો સ્વાદ છૂટી જાય ત્રીજું આ હું અહીંયા બેઠો છું તમને હું જોઉં છું પણ મારી નજર સામે મોટી હિલોજન લાઇટો ચાલુ કરવામાં આવે મારી આંખો અંજાઈ જાય મને તમે કોઈ દેખાવ ન દેખાવ ને બસ તમે મને જોવો છો ને આ બધું સ્ટેજ દેખો છો ને તમારી નજર સામે હજારો વોલ્ટેજની પેલી હિલોજન ચાલુ કરે આંખો અંજાઈ જાય તો તમને હું કે આ સ્ટેજ કંઈ દેખાય એમ જયારે પરમ જ્યોતિ પરમ તત્વનો જળહળ ઉઠે ત્યારે આ સંસાર હોવા છતાંય દેખાતો નથી નજરમાં જ ના આવે પછી જ્ઞાતે તત્વે કહ સંસાર એ પરમ તત્વની અનુભૂતિ થાય પછી સંસાર ક્યાં ઉભો રહે છે નીકળી જાય પણ મહત્વનું વાત બહુ ધ્યાનથી સાંભળજો સંસાર ચોઈટો છે મહત્વનો લાગે છે રાત દિવસ માથામાં ખાય છે છતાંય થાક લાગતો નથી એ જ કિંમતી લાગે છે એનો અર્થ એ છે કે હજી ભગવાનનો મહિમા જાણ્યો મધ્યનું તેરમું શ્રીજી મહારાજ કે તમને જ્યારે પણ એ સ્વરૂપની ઓળખાણ થશે એ સ્વરૂપ જાણ્યામાં આવશે ત્યારે તમને પણ અમારી જેમ ક્યાંય પ્રીતિ રહેશે નહીં પછી સંસારની ક્રિયાઓ થશે પણ કેમ થશે તો કે જેમ તમે પથ્થર હાથમાં લઈને ઘા કરો તો જ્યાં સુધી હાથનું જોર હોય ત્યાં સુધી પથ્થર જાય પછી પછી પથ્થર નીચે પડી જાય પૂંછલેલ ઢોરને પૂછડું ચીંગડું જાલીને ઊંચું કરો તો ક્યાં સુધી રીએ જ્યાં સુધી જાલી રખો ત્યાં સુધી પછી ધબ દઈને પડી જાય એમ પરાયણે સંસારની ક્રિયાઓ થાય પણ પછી એને ક્યાંય સુખ આવે નહીં હા પછી એમ રાખ એમ સમજી રાખજો કે સંસારની કર્તવ્ય કર્મોને કોઈ ધર્મ છોડાવવા માંગતું નથી પણ અંદરથી એ <clears throat> એની વૃત્તિઓ જુદી તરફ હોય છે બાકી તો કર્તવ્ય કર્મ સાવધાનીથી કરો ભગવાનની આજ્ઞા માનીને કરે એટલે એનો રસ જુદો હોય છે એક માણસ ડોક્ટર કહે અને બીડી સિગરેટ તમાકુ વ્યસન દારૂ છોડી દે અને એક માણસ સાધુના કેવાથી બીડી સિગરેટ તમાકુ દારૂ છોડી દે જિંદગીભર બેમાંથી ખુમારી કોને રહેશે બોલો જે દારૂ છોડી દીધો છે સાધુને વચને એને જિંદગીભર થશે કે મને પેલા ફલાણા મારા ગુરુ મળ્યા એને વચને મેં જેમ ઓલા આપણે લોધિકા દરબારે ભેંસીજી મેં ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે હું દારૂને નહીં અડું હવે આટલી ખુમારીથી કોઈ એમ નહીં કહી શકે મને ફલાણા ડોક્ટર છે કોઈ સમથિંગ એ ડોક્ટર છે એના વચને મેં દારૂ છોડ્યો ધન્ય છે મારી જનતાને એમ કોઈ નહીં બોલે એમ કોઈ નહીં એટલે જ્યાં સુધી આ સંસારની ક્રિયાઓ છે એ કર્તવ્ય કર્મ તો કરે જ છે પણ એને એને છે હું શા માટે કરું છું મારા પ્રભુની આજ્ઞા છે એટલે એની મીઠાશ જુદી ખુમારીથી કર્તવ્ય કર્મ કરશે પણ નિર્લેપપણે કરશે કેવી રીતે કે એના પ્રભુનો સદગુરુનો સંતનો સાધુનો કંઈક ઈશારો થાય તો ધબ દઈને મૂકી દે અને જે પોતાની આસક્તિથી ચોટ્યો છે તેને છોડાવતો ના છૂટે આટલો ભેદ પડે અને એમાં દુઃખ છે ને છોડવું હોય આ મેં માય કાંઈથી પકડ્યું તો કાંઈક પ્રયોજન હશે હવે સુખ એમાં છે મારે છોડવું ત્યારે છૂટી જાય પણ હવે આમ મૂક્યું અને હવે કંઈક થઈ ગયો છૂટે જ નહીં તો બસ આ એવું છે આપણે સંસાર પકડ્યો છે ને એ છોડવો છે પણ છૂટતો નથી એટલે મહાદુખ છે પણ જેને સત્સંગનું તત્વ બરાબર ભગવત તત્વ સમજાઈ જાય છે એને આમ સંસાર પકડે અને આમ સંસાર છોડે એના જેવો કોઈ સુખીઓ નહીં બસ એ જ સમજવાનું છે એ સત્સંગથી થાય છે અને સત્સંગમાં શું સમજવાનું છે નિત્ય અનિત્ય એનો વિવેક એટલે નિત્ય એવા આત્મા નિત્ય એવા પરમાત્મા ગોપાળાનંદ સ્વામી કહે ચાર લીટીમાં યાદ રાખી લેજો કરવાનું આટલું જ છે સત્સંગ કરી કરીને શું દેહમાંથી હેત તોડીને આત્મામાં કરવાનું દેહના સંબંધીમાંથી તોડીને ભગવાનના ભક્તોમાં સંતો હેમાં હેત કરવાનું આ લોકમાંથી હેત તોડીને ભગવાનના ધામમાં હેત કરવાનું અને બધામાંથી હેત તોડીને પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં હેત કરવાનું આ ચાર જ કરવાનું છે બાકી પાંચમું કાંઈ કરવાનું નથી અને આ જેને થઈ ગયું એના જેવો કોઈ સુખીઓ નહીં બસ પણ એ સત્સંગથી થાય અને સત્સંગમાં શું જાણવાનું છે પરમ તત્વ નિત્ય તત્વ જ્ઞાતે તત્વે કહ સંસાર જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે હવે વિચારો બહુ જ ગંભીરતાથી કે આપણે સત્સંગમાંથી શું લઈએ છીએ આપણે જ્ઞાન લેતા જ નથી તત્વનો વિચાર આપણે સમજવા માંગતા જ નથી નિત્ય અનિત્ય વિવેક વિચાર એ એ શું એ તો ઠીક છે સાંભળી લીધું પણ એ આપણે રાખવાય માંગતા નથી આત્મતત્વ તો ઠીક પરમાત્મા તત્વ છે એને આપણે ગહનતાથી સમજવા માટે આપણી કોઈ એવી તડપ નથી કે મને જલ્દી ભગવાનનું સ્વરૂપ વધુ ને વધુ સમજાય એવી તડપ નથી તો એ જ્ઞાન મેળવવાની જગ્યાએ આપણે શું કરીએ છીએ વધુ ને વધુ શું કરીએ તમે જોજો આપણી ખોટ છે એ બહુ સમજવા જેવી છે શું કરીએ છીએ જાત જાતના વ્રત કરીએ છીએ માફ કરજો સમજવાની કોશિશ કરજો જાત જાતના વ્રત કરીએ છીએ સત્કર્મ કરીએ છીએ દાન કરીએ છીએ તપ કરીએ છીએ ચારે ધામની યાત્રાઓ વારે વારે કરીએ છીએ ગહનમાં કઠણમાં કઠણ પુલાહાશ્રમ ને માનસરોવર ને યાત્રાઓ કેદારનાથ બધી કરીએ છીએ પણ કરવા જેવું કરતા નથી એટલે જ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કાશી કેદાર કે દ્વારકા દોડે જોગની યુક્તિ ન જાણી રે ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં એ ગોધો જોડાણો જેમ ઘાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરે અગમ વાત ઓળખાણી રે સ્વામિનારાયણનું સ્મરણ જાઓ મુક્તાનંદ સ્વામી કે જાઓ કાશી જાઓ કેદાર જાઓ દ્વારિકા જાઓ જ્યાં જાઓ ત્યાં પણ દોડા દોડી જાઓ કેટલો મહિમા મહિમા હોય જ તીર્થનો ન હોય એવું નથી પણ સમજો સમજવાનું એ છે કે મુક્તાનંદ સ્વામી કે પણ જોગની જુક્તિ જે ભગવત યોગ છે એની જુક્તિ ભૂલીને બધું થાય છે તો ફરે રાખો કેવું છે ઘાંચીનો બળદ ગોળ ગોળ ફર્યા રાખે સાંજ સુધી ફરે પણ પહોંચે ક્યાંય નહીં બસ ઘણા નથી બોતેર કલાક સુધી સાયકલ ઉપર જ આમ ફરી રાખે સર્કલ ઉપર પછી નગરપાલિકા ભેળી થાય મોટા માણસો ભેળા થાય લાખ રૂપિયાની થેલી અર્પણ કરે એ ખાય એમાં પીએ એમાં જાય એમાં સાયકલ ઉપર જ બધું સાયકલ બોતેર બોતેર કલાક સુધી ફેરવે રાખે વાત બરાબર છે પણ બોતેર કલાક સાયકલ ચલાવી પહોંચો ક્યાં એના કરતા સીધી ગતિમાં ગયો હોત ને તોય દ્વારિકા પહોંચી ગયો હોત હે આ સંસારમાં તો શું એમ સમજ્યા વગર તીર્થ કરે વ્રત કરે દાન કરે કરવાનું રહી જાય છે બા આપણો હંમેશાનો બધા ધર્મ જગતમાં બધા એમાં આ બધો ભાર વિશેષ આ બાબતો ઉપર બહુ છે અમે આ નથી ખાતા અને અમે તે નથી ખાતા અને અમે આટલી જ વાર જ જમીએ ને તેટલી વાર જ જમીએ ને પછી ચૂલે ચડેલું ના જોઈએ કાચું ખાય તે તો બળદો વધારે કાચું જ ખાય છે બળદ બધા કાચું જ ખાય છે વાંદરાઓ બધા વનસ્પતિ જ ખાય છે માછલાઓ અહરની સ્નાન જ કરે છે તીર્થોમાં બકરાઓ બધા વાળ રાખીને દાઢી જ વધારે છે વળવાંગડા ચામા ચીડિયા ઊંધે મસ્તકે તપચ કરે છે જો આનાથી જ ભગવાન મળતા હોય તો સાધુઓ કે તો આ બધા વૈકુંઠમાં જવા જોઈએ પણ કોઈ જાતો નથી કેમ કરવા જેવું નથી કરતા તીર્થ વ્રત ન કરવા એવું નથી પણ આપણો જો ભગવત તત્વને વિશેષ ઓળખી લેવું પુરુષોત્તમને ઓળખી લેવા આત્માને ઓળખી લેવા સત્સંગને ઓળખી લેવા એના ઉપર તાન નથી તો શું થઈ જાય છે આવી ભૂલથી બહુ સરસ મજાનો કિંમતી નગદ કિંમતી શ્લોક શંકરાચાર્ય જે લખ્યો છે આ તમને એમ થાય કે મેં મારા ઘરનું કીધું એવું નથી શંકરાચાર્યનો અદભુત શ્લોક છે એ હવે અહીંયા આપણે આની પાછળ વણી લઈએ છીએ એ શ્લોક એ છે શું મજાની વાત છે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલન અથવા દાનમ જ્ઞાન વિહીન સર્વમતે લભતે ન મુક્તિ જન્મ શતે શંકરાચાર્યજી કે સો જન્મે મુક્તિ ન મળે જાઓ ગંગાજી જઈ આવો ગંગા સાગર જઈ આવો રામેશ્વર જઈ આવો જ્યાં જવું હોય ત્યાં જઈ આવો ગમે તેટલા કઠણમાં કઠણ વ્રતનું પાલન નહીં પરિપાલન ચારે બાજુ વિધિ વિધાનનું ધ્યાન રાખીને ઉજમણું કરવું ભલાણું કરવું આટલું કરવું આટલી દાન દક્ષિણા આવા કપડાના આટલી સોપારીના આટલા ફળના આટલા સૂકા ફળના આટલા લીલા ફળના આટલા એ બધું આટલા કળશને આટલી ધજાના આટલા કેળના પાનના આટલા આસોપાલના પાનના આટલા આંબાના પાનને આટલા ચોખાના આટલા ઘઉંના આટલા મગને આટલા કઠોળને આટલા તરભાણાને આટલી ચમચીને આટલા આન આટલા નાડા છેડીને આટલા આ એ બધું જ તમે કરી વિધિ વિધાનથી આટલી કુંવારી કન્યા કુંવારા છોકરાને આટલું બધું રાખો આટલા વાછડાને આટલા ગાયોના દાન કરો બધું કરો સોનાના તાતનાવાળા વસ્ત્ર પહેરાવો જે કરવું હોય તે કરો પણ જ્ઞાન વગર સો જન્મે મુક્તિ થવાની નથી કરો જેટલું કરવું એટલું કુરુતે ગંગા સાગર ગમનમ જાઓ લાખો રૂપિયા ખર્ચીને એસી કોચ બાંધીને જાઓ મરતા મરતા બચીને પાછા આવો તમે છેક કુલ્હાશ્રમ સરોવરમાં એમાં દુબકા મારીને વયા આવો શંકરાચાર્ય કે સો જન્મે મુક્તિ ન થાય તમને ત્રાંબાના પત્રામાં લખી દો અને આ મારો મત નથી જ્ઞાન વિહીન સર્વ મતે બધાનો આ જ મત છે ન થાય મુક્તિ ગમે એટલા દાન કરો આપણે ગુરુદેવ શાસ્ત્રી મહારાજ કહેતા જો દાન કર્યાથી ભગવાનનું ધામ મળતું હોય તો ગરીબોનો વારો જ ન આવે ને આ સીધું સાવ સીધું સાદું વાક્ય સાલુક ત્યારે સમજાતું નહોતું કે આટલું બધું કિંમતી હશે પણ એમણે સાવ ઠંડે કોઠે એટલું સરસ કહી દીધું હે વારંવાર યાદ કહેતા ભાઈ જો દાન કર્યાથી લાખોના દાન કર્યાથી સોનાના કળછો ચડાવવાના દાન કરવાથી જો અક્ષરધામ મળતું હોય તો ગરીબોનો કોઈ દી વારો જ ન આવે ને પણ આ વાત જો કહ્યું શંકરાચાર્ય છે જ્ઞાન વિહીન સર્વ મતે બધાનો ઋષિઓનો યોગીઓનો બધાનો આ જ મત છે ભાગવતનો રામાયણનો ગીતાનો ઉપનિષદનો વેદ વેદાંતનો બધાનો આ જ મત છે કે જ્ઞાન વગર મુક્તિ નહીં થાય તમે ભલે તીર્થ કરો ભલે વ્રત કરો એ ભાઈ તો માર્ગ સ્નાન કરો ને પ્રયાગમાં રહીને એક મહિનો ટાઢા બોળ થઈ રૂવાડા ખરી જાય એમ ના ગુરુ તે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલમ મથવા દાનમ જ્ઞાન વિહીન સર્વ મતેન લભતેન મુક્તિમ મુક્તિમ જન્મ શતેન ઓહો સો જન્મે મુક્તિ નો થાય માટે જ્ઞાન મેળવો સત્સંગમાં ભાઈ એ જ્ઞાન શું નિત્ય એવો આત્મા નિત્ય એવા પરમાત્મા નરસિંહ મહેતાએ પણ એ જ કીધું જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂટી એ છે પરપંચ સૌ પેટ ભરો આ તણા આત્મા રામ પરિબ્રહ્મને જોયો પણ એ નરસૈયો તે તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી જન્મ ખોયો <laughs> સર્વ મતેથી આ છે પણ આપણે તો બસ બસ બફ્યા બાફેલા બટેટા જ ખાઈએ છે બીજું ખાતા જ નથી સવારે હાથ એક એક ગ્લાસ દૂધ બીજું કાંઈ નહીં હરિઓમ હરિઓમ શ્રદ્ધા તૂટી જાય એવું છે નહીં માળું કે આ શું કરવું ત્યારે કારણ કે આ સિવાય બીજું આવડતું નથી આ સિવાય કંઈ આવડતું નથી અને શીખવાડવું છે તો શીખવું નથી સહેજ જ આત્મજ્ઞાનની વાત શરૂ કરીએ તો હવે રેવાય દે હવે રેવાય દે કેમ ટપ્પો નથી પડતો એટલે મને કોક કોક ઘણા વાત કરે કે વચનામૃતની સીડી લઈએ ને તો એ ઠીક છે ભજગોવિંદમમાં બહુ મજા આવે છે વચનામૃતમાં શું થાય છે તો કે એમાં ટપ્પો નથી પડતો એટલે આટલું સરળ કરી કરીને કહીએ છીએ તમને ગમે એટલા માટે ગમે ત્યાંથી ખોળી ખોળીને માથું બગડે તોય પણ મગજ બગડે અમારું તોય બે જોક નાખી હળવું કરીને આ પરબ્રહ્મની વાણી તમારા સુધી પહોંચાડવા માટે માથાકૂટ કરીએ તોય કે ટપ્પો નથી પડતો તો ટપલો લઈને ઠોકી બે હવે બીજું કરવું શું પછી આટલું સરળ કરીને દઈએ તો એને વચનામૃતમાં ટપ્પો ન પડે તેની મુક્તિ કેમ થાય જન્મ શતે અને પુરુષોત્તમનો મહિમા જાણવાની જ વાત છે ભાઈ તમને એમ કહેવું જ નહીં પડે કે આ આ ફલાણું છોડી દો આ આસક્તિ મૂકી દો આ સંસારની માયાજાળની આસક્તિ મૂકી દો કેવું જ નહીં પડે આ રસ જ્યારે સમજાય જશે આજે સામે ઊભા છે એ ત્યારે ભાઈ આપો આપ પેલું ઊભી પૂછડીએ ભાગશે એના પર તાન હોવું છે પુરુષો તમને ઓળખવા પણ આજે મોટે ભાગે સત્સંગમાં કોણ ભાઈ ભાઈઓએ વખાણ આપણા ગુરુદેવનું વળી પાછું પ્રસાદી નું વાક્ય લઈ આવું આલો માલાને વખાણે માલો આલાનો વખાણે બસ સત્સંગમાં શું ચાલે બસ આલો માલાનું વખાણે માલો આલા આલાનું વખાણ સાધુઓ ગ્રહસ્થના વખાણ કરે ગ્રહસ્થો સાધુઓના વખાણ કરે આલા એન્ડ માલા મેન્યુફેક્ચર ઓફ પોલમ પોલ હે આમ જ ચાલે લ્યો તત્વજ્ઞાનની વાત ક્યાં કરે પણ જ્ઞાન વિહીન સર્વ મતે લભતે મુક્તિમ એટલે એટલું તો બોલો સો જન્મે મુક્તિ ના મળે એટલે કેમ નહીં મળતી હોય કારણ કે આગળ જ શંકરાચાર્ય જે કહ્યું છે કિંચિત ભગવદ્ ગીતા કિંચિત ધીતા ગંગા જલ લવ કણિકા પીતા એ સકૃદપી મુરારી સમર્ચા તસ્ય યમહ કિમ તે ચર્ચા ભજ ગોવિંદમ ભજ એમ કહ્યું છે ને અહીંયા તો એકડો કાઢી નાખે છે પણ ના મળે કેમ સમજો આપણે ત્યાં બૌદ્ધ ધર્મ હજાર વર્ષ પહેલા હતો ને બહુ જ પ્રચલિત આપણે શંકરાચાર્ય જે આવ્યા પહેલા અને ચીનમાં જાપાનમાં રશિયામાં અફઘાનિસ્તાન બધે જ બ્રહ્મદેશ ને બધે જ લંકા પૃથ્વીના પંચોતેર ટકામાં બૌદ્ધ ધર્મ ભારતમાંથી ગયો હતો એ વખતે ભારતનો એક બહુ જ પ્રસિદ્ધ સાધુ બૌદ્ધ સાધુ જેનું નામ હતું ધર્મબોધિ એ ધર્મબોધિ ચીન ગયા અને બહુ પ્રસિદ્ધિ અને એની કક્ષા પ્રમાણે ધ્યાન યોગનો ભારે અભ્યાસ ઊંડો ઉતરેલો યોગમાં ખાલી શાબ્દિક જ્ઞાન એવું નહીં અને એનું વચન માનવું પડે એવો એવો ધર્મબોધી મહાપુરુષ બૌદ્ધ ધર્મનો સાધુ ચીન ગયા લોકો આવે બધાને સત્સંગનું સુખ આપે પ્રશ્નોના સમાધાન આપે ખ્યાતિ તો આપોઆપ વધે તો ત્યાં ચીનના સમ્રાટ હતા જેનું નામ હતું એક જ અક્ષર વુ વને દીર્ઘાવાળું વુ એ સમ્રાટ વુ બૌદ્ધિ ધર્મને મળવા આવ્યા થોડી વાર બેઠા પછી સમ્રાટ વુએ બોધિ ધર્મને કહ્યું અંતે મેં આટલા બૌદ્ધ સાધુઓ માટે વિહાર કરાવ્યા છે એટલે રહેઠાણો બનાવી આપ્યા છે આટલા પ્રમાણમાં ભગવાન બુદ્ધના ચરિત્રના ઉપદેશના ગ્રંથો બધાને લિખિત કરીને ભેટ આપ્યા છે આટલા અન્ન ક્ષેત્રો ખોલ્યા છે આટલા જળાશયો બંધાવ્યા છે આટલા સત્કર્મો કર્યા છે એ બધું બોલતા હતા પછી કહ્યું કે મેં આટલા સત્કર્મો કર્યા છે તો માને શું મળશે મારી ગતિ કેવી થશે એટલે ધર્મબોધીએ એક પણ સેકન્ડનો વિચાર કર્યા વેદા કહ્યું કે તને શું ફળો મળશે કહું હા સંસ્કૃતિ મળશે એટલે જન્મ મરણ પુનઃ મરો પુનઃ જન્મો પુનઃ મરો પુનઃ જન્મો પુનઃ જન્મો પુનઃ મરો ચક્ર ગતિ મળશે ઉર્ધ્વ ગતિ નહીં મળે તને એમ છે અરે બાપજી મેં એટલા માટે કર્યું છે કે મને નિર્વાણ એટલે કે મોક્ષ મળે અને તમે મને એમ કહો છો કે તને પુનઃ પુનઃજન્મ પુનરપી જનનમ પુનરપી મરણમ તો કે હા એ સિવાય બીજું તને મળે જ નહીં પણ આ બધા સત્કર્મો છે સત્સંગને લગતા આપણે વિચારવા જેવું છે ને કે અમે આટલા સમયા કર્યા આટલા મોટા કર્યા આટલા વાપરા કર્યા આટલા બધા સત્કર્મો કર્યા આપણું જ પ્રતિનિધિત્વ કરીને સમ્રાટ હું અત્યારે પૂછી રહ્યો છે એમ સમજો આપણને તેમ હોય ને આટલા આટલા સત્કર્મો કર્યા છે તો હવે આપણને તો નિર્વાણ જ મળે ને મોક્ષ જ મળે પેલા એમ કહ્યું તને જન્મ મરણ સિવાય બીજું કાંઈ મળે નહીં અરે તો મને મોક્ષ ના મળે નિર્વાણ ના મળે બૌદ્ધ ધર્મનો મોક્ષને માટેનો શબ્દ છે નિર્વાણ નિર્વાણ નહીં તો ના શા માટે નહીં તો કે ઊંડા ઉતરો તમે નિર્માણ માટે ક્યાં કર્યું છે તો તપાસો અને નિખાલસ થાવ રાજન તમે તમારા અહંકારને પોષવા કર્યું છે કે હું આવો દાતા છું હું આવો સત્કર્મી છું સ્પર્ધાથી બધું કરી રહ્યા છો અને ભાઈ માફ કરજો આજે પણ આપણો સત્સંગ સંપ્રદાય એવું જ નહીં એ પછી ગમે તે બધા સંપ્રદાયની અત્યારે હાલત ઉત્સવ સમયાની શું છે એકે જે કર્યો એનાથી સવાયો બીજો કરવા મેદાનમાં આવે એવો ઉત્સવ કરો ચક્રી ખાઈને પડી જાય કોણ આવું જ છે ને પણ આપણને વિચાર આવે કે તમે કરોડો રૂપિયા તમે ખર્ચો છો એ બીજાને દેખાડી દેવા માટે જ હવે આમાં મોક્ષ ક્યાંથી મળે આ બધું પ્રદર્શન જ થઈ રહ્યું છે કે અમે મોટો ઉત્સવ કર્યો અમે મહોત્સવ કર્યો અમે આવી રીતે કરી નાખ્યું આ સ્પર્ધામાં ક્યાંય સ્વની પ્રાપ્તિ ક્યાંથી હોય અને જો હોય તો શાસ્ત્રો ખોટા પડે એ તો છે જ નહીં દેખાડો છે એટલે એમાં મોક્ષ નથી કેમ કે અહંકાર આવે છે અને અહંકાર છે એ જ મોટું બંધન છે ભાઈ સમજો અહંકાર છે એ જ મોટી બેડી છે એ જ મોટું બંધન મેં આટલું કર્યું મેં આટલું કર્યું આમ બહુ વિચારો ને તો બહુ દુઃખ થાય એવી જ વાતો છે બીજી બાજુ એમ થાય કે આવું બોલાય જ નહીં પણ બહુ બહિર્વૃત્તિ થઈ ગઈ મોટા પુરુષો અબજી બાપાની વાતો વાંચો બધા એમ જ એમ કહે કે આ બધું તો છોતલા છે એ કાર્ય સત્સંગને કારણ સત્સંગની જે શબ્દો આપ્યા છે ને કારણ તો મહારાજની મૂર્તિમાં છે મૂર્તિ કારણ છે મૂર્તિમાં જોડાવાની વાત કેટલી ગુરુદેવનું ફરીથી પાછું તમને પ્રસાદીનું ત્રીજું વાક્ય લઈ આવું એ એમ કેતા કે આજે ઉત્સવ સમય એટલે જાજા લોકો ભેળા થઈને જાજો હો હો કરે એનું નામ ઉત્સવનો સમય આવે ભગવાનની વાત પુરુષોત્તમની વાત જીવમાં ઉતારી દેવાની વાત કઠણ છે સમજવું એટલે બોધી એ કહ્યું કે તને અહંકાર છે અને ખરેખર આપણે સત્કર્મો કરતા હોય એની પાછળ અહંકાર હોય જ એ અહંકાર છે એટલે એ મોક્ષને અર્થે થતું બાંધે છે ભાઈ તો એમ સમજો કે જરાય અહંકાર વગર કેવળ પરોપકાર અર્થે સત્કર્મ કરીએ તો મોક્ષ મળે ને તોય ના મળે કેમ પુણ્યને અર્થે કરો છો હું સત્કર્મ કરું એટલે મને પુણ્ય મળે પુણ્ય મળે એટલે તમે સત્કર્મ કરો છો વ્રત કરો છો તીર્થે શા માટે જવું કે પુણ્ય મળે ગંગાજી શાના માટે નાવું કે પુણ્ય મળે દાન શા માટે કરવું તો પુણ્ય મળે ગાયોને શા માટે નિરવું કે પુણ્ય મળે કૂતરાને રોટલા શા માટે નાખવા કે પુણ્ય મળે સાધુઓને શા માટે જમાડવા તો પુણ્ય મળે પુણ્ય માટે કરો છો તો જેમ પાપને ભોગવવા દેહ લેવો પડે એમ પુણ્યને ભોગવવા પણ દેહ લેવો પડે મોક્ષ ના મળે મુક્તિ ના મળે સંસારના જન્મ મરણના સંસ્કૃતિના ચક્રમાંથી એ સત્કર્મો છોડાવે નહીં પાંચ રૂપિયાનું દાન કરો ને પુણ્ય થાય એમ માન્યું તો એ ભોગવવા પુણ્ય તમારે આવવું જ પડે પાપ ભોગવવા ફરજિયાત આવવું પડે છે એમ પુણ્ય ભોગવવા ફરજ ફરજિયાત આવવું પડે મુક્તિ ના મળે મરી જાઉં તોય ના મળે હા મરી જાઉં તોય ના મળે કારણ કે તમે બેલેન્સ મૂક્યું આ લોકમાં કરન્સી બેલેન્સ રહી જાય બેંકમાં તો ચાલો હવે ગયા તો પછી ફોક થઈ જાય આ બેલેન્સી કંઈ મૂક્યું હોય એ જાય નહીં આવવું જ પડે ભોગવવું પડે તો કરવું જ નહીં ને આવી બબાલ જ કરવી નહીં કાંઈ તો ના એવું નહીં કરવું તો ખરું પણ જ્ઞાન વિહીન આપણે જે કરીએ છીએ એ જ્ઞાન વગર કરીએ છીએ સમજણથી કરતા નથી સમજણથી કરો શ્લોકનો આવો અર્થ હું તમને સમજાવું છું કરો પણ જ્ઞાન સાથે કરો જ્ઞાન શું છે જો વેદાંતિઓને તમે પૂછો કે આ વ્રત તપ દાન તીર્થ આ તે બધું કરવું કે નહીં વેદાંત એટલે જ્ઞાન માર્ગી સંન્યાસીઓ મોટે ભાગે એમને પૂછો તો પછી આ કરવું કે નહીં બધું વ્રત તીર્થ તે બધું તો કે કરવું એ કરશો એટલે ચિત્તની શુદ્ધિ થશે વસ્ત્ર ધોવાય એમ ચિત્તની શુદ્ધિ થશે ચિત્તની શુદ્ધિ થાય એટલે તમને અહમ બ્રહ્માસ્મી સમજવામાં મદદ મળશે હું હું બ્રહ્મ છું એ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવામાં તમને મદદ મળે બાકી મુક્તિ તો અહમ બ્રહ્માસ્મી સિદ્ધ થાય તો જ મળે એ બ્રહ્મ સિદ્ધ થાય પોતે હું બ્રહ્મ છું એવું અને સર્વત્ર જે બ્રહ્મ વ્યાપક છે એની સાથે જ્યારે તાદાત્મ સાધે ત્યારે અભેદ જ્ઞાનથી જ મુક્તિ થાય આ જ્ઞાનીઓનો માર્ગ છે પણ આપણે તો ભક્તિ માર્ગ છીએ તો આપણે ભાગવતને પૂછો ગીતાજીને પૂછો રામાયણને પૂછો શ્રીજીના વચનામ્રતને પૂછો સુખ સનકાદિકને પૂછો વ્યાસ વાલ્મિકીને પૂછો નારદ સનકાદિકને પૂછો મીરા તુલસીને પૂછો જુનાગઢના નરસિંહ મહેતાને પૂછો ગોપાળાંશ ગુણાતીતાનંદ સ્વામીને પૂછો તો એ શું કે છે તો એ એમ કે છે કે આ કરવું કેમ કરવું દ્રષ્ટાંત બહુ સરસ આવે આ ભાગવતમાં છે પ્રથમ સ્કંધમાં જ આમયો એન ભૂતાનામ સમજો બહુ મહત્વની કિંમતી વાતો છે આ બધી દોડી જે બધી કરીએ છીએ એમાં થોડું સમજવા જેવું છે આમયો એન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ હિ આમયમ દ્રવ્યમ ન પુનાતી ચિકિત્સતમ જે ખાવાથી રોગ થયો હોય એ તમે ખાવ તો રોગ વધે કે ઘટે બોલો ને એટલું તો તમને ઘી ખાવાથી રોગ થયો હોય અને તમે ઘી ખાઓ તો રોગ વધે કે ઘટે વધે પરંતુ તમે વૈદ પાસે જાઓ વૈદ નાળી જુએ અને વૈદ તમને બોલે તમે ઘી બહુ ખાધું છે એટલે આ તમને મંદાગ્નિનો રોગ થયો છે એટલે પાચન તંત્ર સંપૂર્ણ ઠપ થઈ ગયું છે હવે તમે આ દવા લેજો અને આ દવા ઘીમાં મિલાવીને લેજો એટલે ઓઈલો કે પણ ઘી ખાવાથી તો રોગ થયો છે અને તમે કયો છો પાછો તમે ઘીમાં મિલાવીને ખાઓ તો કે તમે તમારી રીતે ખાતા હતા એટલે રોગ થયો હવે હું એમાં તામ્ર ભસ્મ લોહ ભસ્મ વર્ગ ભસ્મ સુવર્ણ ભસ્મ ભંગ ભસ્મ ત્રિભંગ ભસ્મ એ જે તે એ ભસ્મ અને બીજા ચૂર્ણ ઔષધો મિલાવી અને તમને ઘી ખવડાવું છું માટે એનું એ ઘી તમારો રોગ કાઢી નાખશે એમ એના એ યજ્ઞ વ્રતાદિક તપ ધર્મ એવમ નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવ વ્યાસ્ટિકે છે ભાગવતમાં એવમ નૃણામ ક્રિયા યોગા આ બધા યજ્ઞ વ્રત દાન તીર્થ દાન બધું ક્રિયા યોગ છે એવમ નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવ જન્મ મરણના ઉભા કરનારા છે પરંતુ ભગવાનનો આશ્રય કરીને ભગવાનને પ્રસન્નતાને અર્થે કરો તો એના એ મોક્ષને અર્થે થઈ જાય બસ આટલું કરો પ્રસન્નતાથી કરશો અહંકાર એટલો ન હોવો જોઈએ પછી તમે કયો હાર ન પહેરાવી નાકનું ટીચકું ચડી જાય તો એ ભગવત રાજી માટે નથી થયું દેખાડા માટે એકને બીજાને ક્રોસ કરીને સ્પર્ધા માટે કરો તો ભગવાન પ્રસન્નતા માટે નથી થતું હમ છાતી ભૂલી જાય કે મેં આટલું કર્યું તો ભગવત પ્રસન્નતા અર્થે નથી થતું ભગવત પ્રસન્નતા અને ભગવત પ્રસન્નતા પછી સત્કર્મ ગમે તેવું કર્યું હોય ને લોકમાં કોઈ તમને માથામાં જોડા મારે તો કશું ન થવું જોઈએ મેં એના માટે ક્યાં કર્યું છે મેં તો પ્રભુને માટે કર્યું છે તો પછી મારે એની પાસે હિસાબ ચૂકવવાની વાત જ ક્યાં આવે છે હવે આપણો તપાસ કરો આપણે સત્કર્મ કર્યું હોય બહુ જ કર્યું હોય વર્ષો સુધી સેવા કરી હોય એક જ વાર જરા કડવું કહેવાય ગયું હોય તો આ શું બધું અમે કોના માટે કરતા હતા તમારા માટે કરતા હતા અમારા માટે ક્યાં કરતા હતા એ સમજ ક્યાં આવે અને જેને એ સમજ આવી એ પાર ઉતરી ગયો ભાઈ પાર ઉતરી ગયો તમે દસ વર્ષ સુધી આ મંદિર વાળતો હોય ને એક વાર કહ્યું હોય કે તમે સાવરણી બરાબર પછાડો છે એમાં તૂટી જાય છે આવવાનું જ બંધ કરી દે તો કોના માટે કરતો હતો આ અને આપણે કઈ ભગવાનને રાજી કરવા કે ભગવાન રાજી કરવા કરતા હોય તો ઓલા એ કહ્યું એમાં તમારે હિસાબ ચૂકવવાની વાત જ ક્યાં આવે છે આપણા સત્કર્મો જોયા આ તો તળિયામાંથી કોઈ હલાવતું નથી નહીં તો તમે આવડી આવડી ગાયો અમને દો અને અમે તમને દઈએ કઠણ છે ભાઈ બધું સંસ્કૃતિઓ ઉભા કરે કેમ પૂર્ણ થાય મોટે ભાગે તમે જોઈજો આ કોઈ સાધુઓને જમાડે હું ફરી ફરીને કહું છું માફ કરજો આ બધું ન કરવું એવું નથી પણ સાધુઓને જમાડે દાન આપે સત્કર્મ કરે મંદિરે પાંચ આરતી ભરે મંદિરોમાં સેવા પૂજા કરાવે સાધુઓની સેવા પૂજા કરાવે પાછળ આશય શું ભગવાન અમારું બધું સરખું રાખે અમારી વાડી ગાડી લાડી છોકરા છૈયા એ બધું બરાબર રહે અમે સુખમાં રહીએ હવે તમે કરો છો આના માટે તો ઓલું ક્યાંથી મળે નિશાન જે ઉપર માંડ્યું હોય એ જ પડે ને હે સામે ગધેડું ગાય બે હોય અને તમે રાઇફલ લઈને ઉભા હોય તમે હેસીડિંગ દઈને મારો તમે નિશાન તમારે ગાય ઉપર હોય તો ગાય જ પડી જાય શ્રીજી મહારાજે કહ્યું ને કે આપણે નિશાન રોપવું છે શેનું અક્ષરધામનું એ નિશાન ક્યાં રોપ્યું પછી મહારાજ કે વચમાં ગમે તે થાય માથું પડે કે જાય માન અપમાન થાય કે જે થવું થાય બે પડો કે મરો કોઈ હાથીએ બેસાડે ગધેડે બેસાડે પણ આપણે સુખ દુઃખમાં કાયર થવું નથી પણ એ નિશાન લેવું એ જ તાન છે ભગવાનની મૂર્તિ ભગવાનનું ધામ એવું ક્યાં એટલે આ સત્કર્મો કરીએ છીએ તોય મોક્ષને અર્થે થતા નથી જ્ઞાન વિહીન કરીએ છીએ એક તો જે કાંઈ કરીએ તીર્થ કરીએ તો તીર્થમય થઈને કરીએ હવે ઘણા ભાગે તીર્થમાં જાય છે નાય છે ડૂબકા મારે બધું કરે પણ તમે જોઈજો ને એ બધા ઘાંઘા હોય અને ક્યાં નાઈએ છે એ ન ખબર હોય ઘણી તો ગંગાજી નાતા હોય નર્મદામાં અટકી જાય નર્મદામાં જમના મૈયા મહારાણી કહી જાય એટલે હવે ગંગાજીમાં નાય છે જમનાજી વ્યા ગયા એવું છે હા મને ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું શું તને ખબર જ નથી શું કરવા આવ્યા છીએ આ શું છે એ જ ખબર અને દર્શને આવ્યા હોય તો તમે જવા અરે એ ભગવાન હારો હું તમને સાવ સાચું કહું તીર્થયાત્રા કરી આવે તિરુપતિ જઈ આવે રામેશ્વર જઈ આવે જગન્નાથ જઈ આવે એ તમે જઈ આવે ને પછી આવે ને પૂછજો કેમ છે ઓહો હો હો હો હો હો હો હું મોટા મોટા મંદિર અને બસો બસો તો થાંભલા તે ઈ જોવા ગયા હતા તમે આ થાંભલા ગણવા ગયા હતા મંદિરોની ઊંચાઈ માપવા ગયા હતા અને પ્રસાદ આપે ઓહો એક લાડુ આપે પણ મજા મજા થઈ જાય અને ત્યાં દક્ષિણમાં કાથી બહુ સસ્તી તે તમને ભાવથાલ કરવા ગયા હતા અમારે છે ને પહેલી વાર માથેરાની શિબિર બીજી હશે હું ગયો હતો અને ત્યારે આપણે જીવનનું લક્ષ્ય અને સંત સમાગમ કીજે અને તો મોક્ષ થશે એની પ્રવચનો કરેલા પછી હું નામઠામ કોઈને નહીં આપું પણ આપણે ત્યાંથી હું પાછા ફર્યા પછી અહીંયા આવ્યા પછી એક સ્વામીજી હતા એ આવ્યા એના એ જ દિવસ રાતની સભા અને પછી આ સંતો ભક્તોને બધે સભા બેઠી હોય એટલે એમાં માથેરા શિબિરનો ઇન્ટ્રો પરિચય આ બધું કરતા હતા એ ત્યાં તો આટલા હરિભક્તો હતા અને જમવાની ખૂબ સરસ વ્યવસ્થા હતી ને નેચરલ બહુ ને પ્રકૃતિની ગોદ ને પેટ્રોલના ધુમાડા નહીં પોલ્યુશન ઝીરો અને સુંદર મજાની હરિયાળી માણસો પણ સારા ને વ્યવસ્થા પણ સારી ને વાંદરાઓનો ત્રાસ ને ફલાણો ઘણા લોકો આવ્યા ને બધા આનંદ આનંદ થઈ ગયો આટલા સંતો એમાં ક્યાંય કથા વાર્તાનું નામ ન આવ્યું તે પ્રસંગ હજી મને ભૂલાતો નથી મેં કીધું આ આપણે ત્રણ દી કર્યું શું આપણને એમ કે આ લોકોને જીવમાં ગળી જાય કે જીવનું લક્ષ્ય શું છે તો મોક્ષ થશે ને સન સમાગમ કીજે હો નિષદિન એલા કરી લેજો કરવા જેવું આ છે તો આ તો બધા વાંદરા જ ગણે છે આ તો માણસો જ ગણે છે બધા ખાવા પીવાની ડીશો જ ગણે છે અને સાધુ જયારે આ કહેતા હતા હજી મને ભૂલાતું નથી મેં કીધું આ લોકોને ક્યારે કેવું કે તમે શું કરવા ગયા હતા આ બધા મોટા મોટા કથા કરે કથામાં જાઓ તો ઓહો હો હો હો માણા માણા માણા માણા નાખી નજર પોગે નહીં જુવાનો આવે ને બૈરાઓ આવે ગઈઢાય આવે ને છોકરાઓ આવે કોલેજનો આવે ને અભણે આવે ભણેલાય આવે ને બહુનું આવે દીકરીઓ આવે ને સગા સંબંધીઓ આવે ટ્રેક્ટરમાં આવે રિક્ષામાં આવે બસમાં આવે ને ટ્રેનમાં આવે હાલીને આવે ને દોડીને આવે પંખા પંખા પંખા સરબત સરબત સરબત સરબત પાણી પાણી પાણી પાણી જો કથામાં શું આવ્યું હું તો આ બધું જોવામાં રહ્યો એ ક્યાંથી ખબર પડે હવે આમાં ક્યાંથી મોક્ષ થાય સમજીન કરીએ અને બીજું કરીએ છીએ મંદિરોમાં સત્સંગમાં પણ બધું એવું કેવું કે અમે દેહે વ્યવહારે પૈસે ટકે ધંધે અડચણ છે તો બધા સુખી થાય છોકરો માંદો રહે છે થાજો થઈ જાય છોકરાનું ક્યાંય ગોઠવાતું નથી ગોઠવાઈ જાય અથવા ટૂટું ટૂટું થયું છે એ પાછું હંધાઈ જાય અને જરાક ધંધો મોડો પડ્યો છે બરાબર બરાબરનો જામી જાય લગભગ નવાણું ટકા પોઈન્ટ નવાણુંમાં આ છે જ્ઞાન જ્ઞાનવિહીન સર્વમતે લભતે મુક્તિમ જન્મ શતે ગુણાતીતાનંદ સ્વામી કે એક જણો આવ્યો ને જુનાગઢ મંદિરમાં પાંચસો રૂપિયા મૂકીને વિયો ગયો સ્વામીને બહુ ધોખો થયો બહુ શોખ થયો એ કે પાંચસો રૂપિયા મૂકીને વિયો ગયો એના પાંચ હજાર દેશું પણ પાંચસો રૂપિયાનો બાજરો લઈને મંદિરમાં રહ્યો હોત ને અમારી કથા સાંભળી હોત તો જન્મ મરણ ટળી જાત ને ભગવાનને પામી આજે નવરો કોણ થાય છે કથા સાંભળવા આ સીડી છે કેટલા માધ્યમો છે કેવી સગવડતાઓ છે પણ બધા જે આવી જાવ છો એ બરાબર છે જનરલી તમે જો આપણે કંઈક તમે આ સાંભળો છો આ બધું આ મારો બાબો લઈ આવ્યો છે પણ હવે ટાઈમ નથી મળતો આ બધી હજામત સંસારની કરવામાં ટાઈમ છે અને આમાં પાંચ દસ મિનિટ અડધો કલાક વીસ મિનિટ સાંભળવાની એને ટાઈમ નથી અને સારા સારાની હાલત છે એને એમ જ છે સારા સાધુ મળી ગયા બસ સેવા કરી લેવાની પાંચ ટાઈમ આરતી મંદિર કરી લેવાનો માળા નિમ કરી લેવાનો બસ પતી ગયો જ્ઞાનની કઈ જરૂર જ નથી જ્ઞાન મોક્ષ તો આપણે મળી ગયો ને આવા સાધુ મળ્યા ને આવા ભગવાન મળ્યા કંઠી પહેરી આશર કર્યો અને એમણે કીધું છે અંતકાળે મહારાજને જરૂર મારે આવું બિરુદ મારું બદલે નહીં સર્વેજનને જણાવો તેડવા તો આવવાના છે પણ એલા ભલા માણસ તેડવા તો આવશે પણ મૂકશે ક્યાં એ પૂછી જો કે ભાઈ જોડાની જગ્યાએ જોડા મુકાય પાઘડીની જગ્યાએ પાઘડી મુકાય તાવડીની જગ્યાએ તાવડી મુકાય ખાહડાની જગ્યાએ ખાહડું મૂકાય તેડવા તો જરૂર આવશે પણ મૂકશે ક્યાં અને લઈ જશે તો તારા સ્વભાવ જ રૂપિયા ગણવાના છે તો ત્યાં રૂપિયા ગણવા મળશે નહીં તો તું રહેવાનો શેનો માટે એની ભેળું રેવાય એવો સ્વભાવ કરો તમે કોઈને પરણીને લાવો છો એનો સ્વભાવ જો તમારે મેચ ન થાય તો ત્રીજે દિવસે છૂટું થઈ જાય ભલે તમારે ત્યાં સોનાના નળ હોય તો એમ શું કે છે પિયરજન મન ત્યાં નહીં થાવતું તો શુકરમાન આવી હતી સ્વભાવ ન મળ્યા એમ ભગવાન દયા કરીને ગુણાતીતાનંદ સ્વામી કે વાંદરું વૈકુંઠમાં ના રે જ્ઞાન વિહીન સર્વમતે એને મુક્તિ સો જન્મે મળે બસ આપણે તો આ જ કરવું છે દોડા દોડી જ્ઞાન રહી જાય છે ભગવાનનું તત્વ સમજવાનું છે એ સમજીએ એ કથામાંથી થાય અને ત્યારે ભગવાન રાજી થાય ભગવાનને અર્થે કરે બધા વ્રત દાન સત્કર્મો તો ભગવાન કહે શું કરું ગીતામાં કહે બુદ્ધિ યોગમ દદામી હું એને બુદ્ધિ યોગ આપું બુદ્ધિ યોગ આપું એટલે શું થાય બુદ્ધિમાં પ્રકાશ થાય પ્રકાશ થાય એટલે શું થાય એને મારું સ્વરૂપ ઓળખાય મારા સાચા સત્પુરુષ ઓળખાય અને ઓળખાય મારું સ્વરૂપ ઓળખાય મને પામી જાય માટે કથા વાર્તા સાંભળો હમણાં હમણાં કોક કોકને હું કહું છું સમય નથી મળતો ને જવા દો એક સમય તો તમે ઘરમાં બધા ડાઇનિંગ ટેબલ ઉપર ભેળા થાવ જ છો ને જમવા દિવસમાં તો હા એ ટાણે મૂકી દો ને સીડી એટલે ઝઘડો નહીં થાય ખારું મોડું છે કાંઈ તે અને કથા ફરજિયાત પડે તમારા બૈરા છોકરાને બધાને સંભળાશે આ રામથી અને રોજનો અડધો કલાક તમે આવી રીતે કરો તમે જો એક વર્ષમાં તમે કેટલું સાંભળી લ્યો છો કેટલું જ્ઞાન આવે છે એ સહજાનંદ સ્વામી એ ભગવાન પુરુષોત્તમ કેવા છે એનો કેવો મહિમા છે શું કરવાનું છે અને આપણે શું કરીએ છીએ એ બધું એમાં સમજાવતા સમજાવતા થશે કથા વાર્તા સાંભળવી નથી અને હાળો આપણે એને મોઢે કઈ કહી શકતા નથી કેવું કેમ પેલા ભાઈ તમારે બહુ કચા છે તમે પગે લાગી જાઓ છો દંડવત કરો છો બધી વાત સાચી પણ કથા વાર્તા નામે શું હવે કહેવાતું નથી આ વગર થશે જ સાંભળ્યા વગર પુરુષોત્તમ સમજાવવાના નથી અને જ્યાં સુધી એ પરમ તત્વ નહીં સમજાય જ્ઞાતે તત્વે કહ સંસાર જ્યાં સુધી એ પરમ તત્વ નહીં સમજાય ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટવાની નથી અને જો આ શક્તિ છૂટી જાય શેનાથી છૂટે જ્ઞાતે તત્વ શેનાથી તત્વને જાણવાથી એ તત્વ કયું નિત્ય અને અનિત્ય એ તત્વ એ ક્યાંથી સમજાય સત્સંગમાંથી એટલે કહ્યું સત્સંગત્વે નિસંગત્વમ સત્સંગ કરશો તો જ તમને સંસારમાંથી આ શક્તિ છૂટશે અને આસક્તિ છૂટી પછી શું થશે નિસંગત્વે શું થશે હા સત્સંગ કરશો ત્યારે તમને સંસારની આસક્તિ છૂટશે અને જ્યારે આસક્તિ એટલે નિસંગત્વે એટલે નિસંગ થશો અનાસક્ત થશો સંસારમાંથી આસક્તિ છૂટશે તો શું થશે નિર્મોહત્વમ તો તમને નિર્મોહી દશા આવશે હવે બહુ જ મજાની વાત છે કદાચ કભી ન સુના ન કભી ન સુનેંગે એવી વાત અનાસક્ત થશો ત્યાર પછી જ નિર્મોહી થશો હવે આપણે નિર્મોહી શબ્દ તો બહુ સાંભળ્યો છે મોહ શબ્દ બહુ સાંભળ્યો છે આસક્તિ શબ્દ બહુ સાંભળ્યો અનાસક્તિ શબ્દ બહુ સાંભળ્યો છે હે ને પણ આપણે સિમિલર એ બેને એક સરખા ભાવે વાપરીએ છીએ આસક્તિને મોહમાં અને ને આસક્તિ એમ જ વાપરીએ છીએ ભાઈ પેલા ભાઈ છે ને એને ભોજનની બહુ આસક્તિ પેલા ભાઈ છે ને એને સ્ત્રીની બહુ આસક્તિ પેલા ભાઈ છે ને એને દ્રવ્યની બહુ આસક્તિ છે હમ પેલા ભાઈ છે ને એને એને દીકરાની બહુ આસક્તિ છે એ જ રીતે પાછું શું બોલીએ પેલા ભાઈ છે ને એને સ્ત્રીનો બહુ મોહ છે દ્રવ્યનો બહુ મોહ છે ભોજનનો બહુ મોહ છે ધંધાનો બહુ મોહ છે રૂપનો બહુ મોહ છે ખુરશીનો બહુ મોહ છે સમાન અર્થમાં વાપરીએ છીએ ને આસક્તિ અને મોહ સમાન અર્થમાં વાપરીએ છીએ આકાશ પાતળનો ભેદ છે આસક્તિ જુદી વસ્તુ છે મોહ જુદી વસ્તુ છે એટલે તો કહ્યું અનાસક્ત થશો ત્યારે નિર્મોહી થશો અને મોહ છે ને મારો બેટો હા એના જેવો ખતરનાક કોઈ નથી આસક્તિ સારી હા હું ધ્યાનથી સાંભળજો ને ગડબડ ગોટો થશે આસક્તિ સારી મોહ નહીં સારો તુલસીદાસજીએ પણ લખ્યું છે મોહ સકલ વ્યાધિન કર મૂલા આ મોહ છે ને બધા દુઃખનું મૂળ્યું અને વચનામૃતમાં પણ મહારાજે શું કહ્યું પ્રમાદ પ્રમાદ અને મોહ એ ટાળજો એ સત્સંગી હોય ભગવાનના ભક્ત હોય ભગવાનનો આશ્રય હોય એને પ્રમાદ ને મોહ ટળે અને મહાભારતમાં સનત સુજાતજીએ પણ કહ્યું શું કહ્યું કે પ્રમાદો વે મૃત્યુ આ મોહ જેને હોય પ્રમાદ જેને હોય એ જ મૃત્યુ સમજો મોહ બહુ ખતરનાક છે હા એ વાત સાચી છે શું આસક્તિમાંથી જ પાછો મોહ થાય છે આસક્તિ બીજ છે અને મોહ છે એનું પરિણામ છે બીજ હોય તો છોડ થાય રો મટીરિયલ છે ને એ આસક્તિ છે એ વગર તો કઈ મોહ પેદા ના થાય આસક્તિમાંથી જ મોહ થાય દ્રષ્ટાંતિ સમજ્યું આ દૂધ છે ને એમાંથી જ માવો થાય પલ્પ પેંડાનો માવો શામાંથી થાય દૂધ હોય નહીં તો થાય ના થાય આસક્તિ ન હોય તો મોહ ન થાય આસક્તિ હોય તો મોહ થાય આસક્તિમાંથી જ મોહ થાય પણ દૂધને ઘૂંટો ઘૂંટો ઘૂંટો ઘૂંટતા ઘૂંટતા માવો થાય હવે છે દૂધમાંથી બન્યું છતાંય દૂધમાં અને માવામાં કઈ ભેદ ખરો કે નહીં કારણ કે જે ઘણું બધું આસક્તિમાં હતું એટલે દૂધમાં હતું એ માવામાં નથી પાણી ઉડી ગયું પોષક વિટામિન્સ ઘણા હતા સુપાચ્યતા હતી દૂધ એક ગ્લાસ પીવો માંદાને આનંદ આપે સુખ આપે પણ માંદાને તમે બે પેંડા ખવડાવી દો તો તમે એમ કે શું કામ ના પાડો છો દૂધમાંથી જ બન્યું છે પણ એ તમે એને દૂધમાંથી બનેલો માવો હોવા છતાં એને ખવડાવો તો ગોટો વળી જાય પણ એને એકલા દૂધ પીવડાવો તો ખોખારો ખાઈને બેઠો થાય કે હું ઘડી ફરિયામું અને ઓલું ખવડાવો તો ફરિયાવે એક જણાનો ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં લીધો ઓપરેશન થયું બધું થઈ ગયું પછી આંખ ઉગાડી એટલે આજુબાજુ જોયા તેમને પૂછ્યું હે ડોક્ટર સાહેબ હવે હું તો સલામત છું ને નિર્ભય છું ને એટલે આજુબાજુ હતા એ બોલ્યા બેટા ડોક્ટર તો નીચે રહી ગયા અમે તો યમદૂત છીએ ડોક્ટર તો નીચે રહી ગયા બેટા અમે તો જમદૂત છીએ એટલે ઉપર પહોંચી જાય દૂધમાં અને માવામાં આટલો ભેદ છે બને છે એમાંથી જ આ શક્તિમાંથી જ મોહ થાય છે પણ આસક્તિમાં અમુક સારું છે આ એક નવીન વાત છે કે આસક્તિ સારી છે ખરેખર આસક્તિ સારી પસંદ કરવાની હોય ને તો સારું એમ મંગાય કે ક્યારેય મોહ ના થઈ જાય ભલે આસક્તિ ભલે રહી જોકે આસક્તિ હોય એટલે મોહ ક્યારે થઈ જાય ખબર ના પડે પણ તોય આપણને માગવાનું હોય ને તો એમ કહીએ કે ભાઈ આસક્તિ મર રહી પણ મોહ ક્યારેય ના થઈ જાય આસક્તિ સારી મોહ નહીં સારું પહેલી વાત આસક્તિ એ કર્તવ્ય ન ચૂકાવે મોહ કર્તવ્ય ચૂકાવે આસક્તિ તમને ઉલટાનું કર્મ કર્તવ્યમાં તમને બળ પૂરું પાડે આ તમે બધા બેઠા છો તો તમારે બધાને સ્ત્રીની આસક્તિ ધનની આસક્તિ ભોજનની આસક્તિ ટળી ગઈ છે એક બોલે છે ધડો જ નથી તમારો જીવ જ નથી અહીંયા સાંભળવામાં બેઠા છો તો કોઈને બધાને કઈ સ્ત્રીની ધનની રૂપની ભોજનની આસક્તિ ટળી ગઈ છે નથી ટળી છતાંય તમે સંસારમાં તમે તમારા કર્તવ્ય કરો છો કે નહીં નિયમિત ધંધે જાઓ છો રોજગાર કરો છો દેશ વિદેશ જાઓ છો પૈસા કમાવો છો ઓફિસે જાઓ છો વિદ્યાર્થી હશો તો તમે નિયમિત અભ્યાસ કરો છો ભણો છો સારું રિઝલ્ટ લાવો છો એ વિદ્યાર્થીને કઈ સ્ત્રીની આસક્તિ ધનની આસક્તિ છૂટી ગઈ છે પણ એ આસક્તિ તમને છે તો તમે વધારે ઉલટાના દોડો છો હાલો ભાઈ હવે મુંબઈ આંટો મારી અને વધારે થોડા બે પૈસા મને લઈ આવી એ આસક્તિ તમને વધારે દોડાવે છે કર્તવ્યમાંથી ચ્યુત નથી કરતી આસક્તિમાં નડતી નથી વિદ્યાર્થીને વિદ્યાભ્યાસમાં નડતી નથી એને આસક્તિ જ છે એને સારું ભણીને ખૂબ કમાવવું છે પૈસો જોઈએ છે અને સારી નોકરી લઈને સારામાં સારી પત્ની લેવી છે એને આસક્તિ તો છે જ એ આસક્તિ જ એને ભણાવે છે એ આસક્તિ જ એને અભ્યાસ કરાવે છે એ જ આસક્તિને ધંધો કરાવડાવે છે કર્તવ્યમાં ક્યાંય ચૂક નથી તમે નિયમિત ઘરે જાઓ છો ઓફિસે નિયમિત જાઓ છો નિયમિત તમે ફેક્ટરીએ જાઓ છો નિયમિત મંદિરે આવો છો નિયમિત સત્સંગ કરો છો કેમ એ તમને સ્ત્રીમાં પુત્રમાં આસક્તિ હોય છે પુત્ર પરીક્ષામાં સારી રીતે પાસ થાય સારી રીતે આગળ થાય એનો ગ્રોથ થાય એટલા માટે પણ તમે નિયમિત મંદિરે આવતો આસક્તિ ક્યાંય નડતી નથી તમને અત્યારે બેઠી છે એ શાંતિથી એ તમને કામ તમારું કરવા દે એ બેઠી જ છે નીકળી ગઈ છે બેઠી છે તો તમને ક્યાંય નડતી નથી પ્રસંગે આવે ત્યારે નડે પણ છતાંય એ કર્તવ્યમાંથી ચ્યુત ન કરે મોહ તમને કર્તવ્યમાંથી પાડી નાખે તત્કાળ હું તમારું દ્રષ્ટાંત તમારા લેવલથી આપું કોઈ છોકરો કે કોઈ છોકરી બારમામાં ભણવામાં હોશિયાર છે એને સ્ત્રીની આસક્તિ તો હોય જ યુવાની છે પણ એને કોઈ પાત્રમાં જો મોહ થઈ ગયો હવે કયોય ભણેત મને કહેજો અને પછી આખો દી ગાય રાખે બસ એ બસ બસ જડવડીના <laughs> બોલો હવે એ શું કરે ભણી શકે આને મોહ કહેવાય કર્તવ્ય પાડી નાખે એ ઓલા લૈલા મજનુ વાત નથી આખો દી ઓલા મજનુ શું કરે લૈલા ઘરની આજુબાજુ આટા જ મારે રાખે અને આખો દી એનું સ્મરણ એના જ ગીત ગાય જેમ ઓલી કોયલ નહીં આખો દી કુંજન કરી રાખે એને રીઝવવા માટે બસ ગોથા માર્યા રાખે આખો દી એસએમએસ આખો દી મોબાઈલ આખો દી આ આખો દીના વિચારમાં આવારા થઈને ભટક્યા કરે ભણવા ભણવાનું બધું ઉડી જાય આને શું કહેવાય હા આ જો આ જો હવે પકડાણો સમજાણું ને એ તમને ભણવા ના જઈએ તમને ઓફિસે ના જવાય તમને જાઓ તો તમે ધંધામાં ના લાગો ઓફિસ બંધ કરીને આવારા બેઠા હોય બસ નહીં હમણાં એક જણા મને એસએમએસ આવ્યો બરાબર એને ફોન કર્યો હલો કે ફોન લગાડીને કે સામે સ્ત્રી પાત્ર છે એનો હેત એટલે હવે એનો શબ્દ તમે અંગ્રેજીમાં બોલો છો મને બોલતા શરમ આવે એટલે એનો સ્ત્રી મિત્ર એટલે એને ફોન કર્યો હલો આ તો શું છે બહુ મન થઈ ગયું તારા વગર ક્યાંય ગમતું નહોતું તેમ થયું ચાલો બે ઘડી વાત કરીએ પણ તમે હમણાં અડધો કલાક તો મારી અરે વાત કરી ઓજ ધડે ના તને ફરીથી લાગી ગયો હવે જ્યાં મોહ છે એને ભણવા નહીં દે ઓફિસમાં ધ્યાન અપાશે નહીં ધંધામાં ધ્યાન અપાશે નહીં કશું જ થશે નહીં દાખલો આપો પૃથ્વીરાજ ચૌહાણ ભારતની દિલ્હીની ગાદી ઉપર હતા મોહમ્મદ ઘોરી આવતો ઊભી પૂછડીએ પૃથ્વીરાજ ચૌહાણ એને ભગાવતો એવી રીતે સત્તર વાર ભગાડ્યો એ આ પૃથ્વીરાજ ચૌહાણ તલવાર લઈને બખ્તર બાંધીને ઉભો થાય ઊભી પૂછડીએ પેલો ભાગે એક આંતલાર આમ પૃથ્વીરાજ ચૌહાણ ફેંકે બરછીનો ઘા કરે દોઢસો માણસના માથા કાપીને વહી જાય બરછી આવો ભયંકર સુરવીરો પણ એ સંયુક્તા નામની સ્ત્રીમાં મોહિત થઈ અને રાણીઓ હતી ત્યારે સ્ત્રીની આસક્તિ નહોતી હતી છતાંય એના કર્તવ્યમાં રાજકાજમાં સૈન્યમાં સરસેનાધિપતિ સાથે લડવામાં બધી વ્યૂહરચનામાં કાર્યરત હતો કે નહોતો હતો પણ સંયુક્તામાં જયારે મોહિત થયો એને ઓરડે જ પીડ્યો પાથરો રે ગમે તેટલા મંત્રીઓ સચિવો અમલદારો એના કાન ઉપર લાવે કચેરી ભરે નહીં ભરે તો એનું ત્યાં મન નહીં કોઈ કાર્ય ઉપર ધ્યાન આપીને રાજકા શિથિલ થઈ ગયા અને પેલો મોહમ્મદ ગોરી આવ્યો અને પૃથ્વીરાજ જીવતો પકડાયો અને એની આંખોને ચામડાના દોરાથી શીવી લીધી અને બંદી બનાવીને કમોતે એને માર્યો અને આ યવનોના હાથમાં રાજ આવી ગયો આ મોહ કર્યો જે આસક્તિ નહોતું કર્યું મોહ કર્તવ્ય કર્મમાંથી પાડી નાખે કવિ કલાપી લાઠીના પુસ્તક મળે છે કલાપીનો કેકારવ પણ એ કેકારવ એનો શેનો હતો જાણ બાળક તો હશે એમને ખબર હશે હવે એને પરણીને આવ્યા ત્યારે એની પત્ની સાથે એક દાસી આવેલી એ દાસીમાં એને મોહ થઈ ગયો બસ પતી ગયો આખો દી સનમ સનમને નામે ગીત લખ્યા કરે તે પંખીની ઉપર પત્રો ફેંકતા ફેંકી દીધો આવું બધું આમ કરી નાખ્યું જ્યાં જ્યાં નજરે મારી ઠરે બધું એવું જ છે ત્યાં જોવે ને બસ તારા જ પગલા દેખાય છે તારી જ રસ દેખાય છે તારું જ મુખ દેખાય છે તારું જ આંખ દેખાય છે તારી જ આવન જાવન દેખાય છે આવા પ્રેમના ગીતો લખી રાખે રાજકાજમાં કઈ ધ્યાન દીધું નહીં છેવટે એની પત્નીએ જેને પેંડામાં ઝેર આપીને મારી નાખ્યા કલાપી અઠ્યાવીસમી વર્ષે મૃત્યુને ભેટ્યા ગયું ને ગોળો ગોફણ બે કર્તવ્ય કર્મ કરવા ના દે આને મોહ કહેવાય પત્નીમાં આસક્તિ હતી દાસીમાં મોહ હતો કર્તવ્ય ન કરવા ત્રીજી વાત ધૂતરાષ્ટ્ર ખુરશી બધાને વાલી લાગે પણ ધૃતરાષ્ટ્ર ને ખુરશીની આસક્તિ નહીં મોહ હતો તો કર્તવ્ય ચૂકી ગયા એના સગા ભાઈના દીકરા સગા ભાઈની વિધવા પત્ની કુંતા એના પ્રત્યે એનું કર્તવ્ય છે કે નહીં કાંઈ એ કર્તવ્ય ચૂકી ગયો માણસ એટલો બધો મોહ ખુરશીનો રાજનો રાજમુગટનો એનો દુર્યોધન દીકરામાં બસ એ વનમાં દરદર ભટકે ભીખ માગીને ભોજન કરે તો એને કઈ થતું જ નથી જે એનું કર્તવ્ય છે મોટા ભાઈ તરીકે કર્તવ્ય ચૂકી એટલે મોહ કર્તવ્ય ચૂકાવે આ શક્તિ કર્તવ્ય ચુકાવે નહીં બીજી વાત હમ આ શક્તિ છે ને હમ સાંભળો છો ને આસક્તિ હોય તો આસક્તિમાં લાજ શરમ હોય મર્યાદા હોય મોહમાં લાજ શરમ મર્યાદા ન હોય આસક્તિ ઘૂંટાઈ ઘૂંટાઈને જો એ મોહ થઈ ગયો એટલે પૂરું તમારે લાજ શરમ ન હોય મર્યાદા ન હોય સમજી લેવાનું જ્યાં જ્યાં જે જે તે તે બાબતોમાં જ્યાં તમે લાશ શરમ મૂકી સમજી લો જે તે પ્રકારનો તમને મોહ વળગ્યો છે આસક્તિ હોય તો તરત એમાં લાજ શરમ હોય તમે તમારી પત્નીમાં હોય બધા પતિમાં એકબીજાને આસક્તિ હોય સ્વાભાવિક હોય પણ તમે જાહેરમાં કે ઘરમાં કે બધે તમે લાજશરમથી વર્તો છો અને તમારી જ પત્ની હોય અને તમે ઘરમાં કે બહાર જો લાજશરમ મૂકીને હરતા ફરતા થઈ જાઓ તો મોહ પછી કોઈની પડી ન આવે નાક જેવું ન હોય ગમે એટલું કાપો તો તરત ત્યાં ત્યાં ઉગી જ જાય નાક એવું જ લગ હોય જ નહીં કાપ્યા પછી હું કાપવાનું શું હોય તો કાપે ને તમને દાખલો આપું એટલે તમને સમજાઈ જાય નારદજી ફરતા ફરતા વૈકુંઠ લોકથી આવતા હતા અને એમાં એમણે તુલસીદાસજીએ જે લખ્યું છે રામચરિત માનસમાં એ પ્રમાણે શિલનિધિ રાજાને નગરીમાં આવી ચડ્યા અને શિલનિધિ રાજાની એક દીકરી એનું નામ વિશ્વ મોહિની એનો સ્વયંવર હતો સ્વયંવર એટલે ખબર છે ને રાજા દેશ પ્રદેશમાંથી રાજકુમારો આવ્યા હોય અને કન્યા છે વરમાળા લઈને નીકળે અને તમે જેમ શાક માર્કેટમાં જેમ બકાલું રીંગણું બધા ભાવ પૂછતા પૂછતા જાઓ એમાં તમને જે ભાવ સસ્તો અને સારો લાગે એ તમે પસંદ કરો એમ હવે આ કેવી લગ્ન પ્રથા હશે બોલો હવે આજે આવું કર્યું હોય તો મૂર્ત્યા લાઈનમાં બેહાઈ હોય ને ઓલી વળી વરમાળા લઈને નીકળે અને પછી જે હારો લાગે એને પહેરાવે શું થાય અરે ત્યાં જપાઝપી થઈ જાય તો એ દીકરી વિશ્વમોહિની એનો સ્વયંવર હતો અને નારજી આવી ચડેલા શિલનીતિ રાજાને ખબર પડી તો બાપજી આવ્યા છે તો દીકરીનું ભાગ્ય જોવડાવી લઈએ પછી વિશ્વમોહિની દીકરી એનું ભાગ્ય જોવા માટે નારદજીને પૂજન કર્યું બેસાડ્યા <coughs> પૂછ્યું કે આ બધી શું શોભા છે તો કે ઋષિવર અમારી દીકરીનું સ્વયંવર છે આવતીકાલે અને આ મારી દીકરી એનું ભાગ્ય કેવું છે મને જરા ઇંતેજારી છે એટલે નારદજીએ વિશ્વમોહીની આવતી જોઈ અને નારદજી મોહિત થઈ ગયા નામ જ વિશ્વમોહિની નારદજી તો હાથ જોવાને બદલે મોઢું જ જોઈ રહે એટલે વિશ્વ શિલનિધિ રાજા કે બાપજી ત્યાંની અહીંયા જોવો હવે નારદજી પાછું કે એની આ જે મસ્તક રેખા છે હૃદય રેખા છે જીવ અરે નહીં તમે જીવન રેખાની વાત હા એ આ જીવન રેખા છે એની આટલે આયુષ્ય છે આવું જ થઈ જાય પછી ભાગ્ય તો જોયું બહુ લાંબી કથા છે પણ બધું ઊંધું જોયું ઊંધું જ દેખાણું અને પછી આ બધું સારું થઈ જશે સારું સારું એમ કરી નારાજી નીકળી ગયા બીજે દિવસે સ્વયંવરનો સમય થયો સજ ધજ થઈને નારદજી સ્વયંવરમાં પહેલી ખુરશી ઉપર આવીને બેઠા પોતે જ ઉમેદવારી નોંધાવી સ્વયંવરમાં મારે કેવું છે એ કે રાજ રાજ દેશ દેશ પ્રદેશથી આવેલા રાજકુમારો એની વચ્ચે આ સાધુ છે એને શરમ આવી આ મોહ આમ કલ્પના કરો ને તોય શરમ આવે આપણને એ માથે મુંડન એ ધોતી ની શાલ ઊભી ચોટલી ને હાથમાં રામસાગર ને તુલસીની ગળામાં હાથમાં માળાઓ પગમાં પાદુકા લાકડાની એ નારજી પાછી પેલી ખુરશી ઉપર બેઠા વિશ્વ મોહિની જેવી રાજકુમારી દેશ પ્રદેશના રાજ મહારાજા આવ્યા હોય એનો સ્વયંવર અને સાધુ એમાં ઉમેદવારી કરે ઇતિહાસમાં પહેલો છેલ્લો દાખલો હશે અને નારદજી જેવો પુરુષ છતાં શરમ જેવું નામ નહીં આજનો સાધુ કદાચ સ્વયંવરમાં ના જાય પાછલે બારણેથી જે કરવું એ કરે પણ સ્વયંવરમાં તો એને ના જાય અને નારજીને શરમ જ નથી લ્યો કેમ મોહ નારજીને એમ પણ ના થયું કે હું ત્રિલોકમાં ફરનારો કાલ સવારે મારી શું નામના થશે બસ લાલશરમ ભાઈ મોહ થયો એટલે લાલશરમ ગઈ તો વિશ્વ મોહિની આમ જોયું તેને થયું કે આ કોણ અપશુકન્યળાઈ બેઠું છે અને વાત યાદ રાખજો લગ્નના મંગલ પ્રસંગે સાધુ મુંડન કરેલા સાધુ અપશુકન ગણાય છે એ બહુ જાજુ ના કહેવાય દુઃખ થાય એટલે નારદજીની લાઈન જ પેલી રાજકુમરીએ છોડી દીધી કે આપ શું કોને કોણ મારા બાપને કહો ને ધક્કા મારીને કઢાવવાને તો નારદજીને એમ થયું કે આને મને જોયો નહીં ખુરશીઓ ઠેકીને પાછી બીજી લાઈનમાં બેઠા હવે નારદજી આમ ઠેકામણી દા રમતા હશે એ લાગતું કેવું છે છતાંય નારદજીને શરમ નથી કેમ નથી આને મોહ કહેવાય સાહેબ આને મોહ કહેવાય શરમ જ નહીં ગમે ત્યારે ગમે તેનો હાથ પકડી લે સમજી લ્યો મોહ છે રસ્તા ઉપર એલફેલ ચાલે ઘરમાં એલફેલ પતિ પત્ની હોવા છતાંય જો વિચરે ઘરના સભ્યોની માવતરની વડીલોની જો આમન્ય ન રહી શકતી હોય તો સમજો એ સ્ત્રીમાં મોહિત થઈ ગયો છે એની પત્ની ભલે હોય આસક્તિ નથી મોહ છે હ એક વિધવા બાઈ એને એક વર્ષનો છોકરો હતો અને ધણી મૃત્યુ પામ્યો પેટે પાટા બાંધી બાંધીને છોકરાને મોટો કર્યો છોકરાને ભણાયો ભણાયો ખૂબ સારી ડિગ્રી મેળવાવી પેલી વિધવા બા કોઈના વાસીદું વાળે કોઈના છાણા થાપે કોઈના વાસણ માંજે કોઈના કપડાં ધોવે કોઈના કચરા પોતા કરે એમ કરી કરીને છોકરાને બહુ ઊંચો અભ્યાસ કરાયો બનેલી ઘટના કહું છું અને છોકરો ભણીને સારું ભણ્યો સારી નોકરી લાગી સારો પગાર આવતો થયો સારી માગું પણ મળી ગયું સારી ઘર મળ્યું સસરું સારી પત્ની મળી એને જેવી જોઈતી હતી એજ્યુકેટેડ ભણેલી એ મળી રંગે ચંગે ગમે તેમ કરીને માએ વિવાહ કર્યા ધામધૂમથી પરણીને બહુ ઘેરે આવ્યા થોડા દિવસ થયા <clears throat> છોકરો એનો આધાર એક માં જ હતી ને હવે આધાર બદલાયો આ સૌ સંસારમાં હોય અને પોતાની પત્ની હોય એમાં આસક્તિ હોય સ્વાભાવિક છે પણ અહીં મોહ તમે જોઈજો હવે થોડા વખત થયા એટલે ઓલી પત્ની છે એ થોડી ભણેલી ગળી ભણેલો ગણેલો તો આય હતો પણ પહેલીને તો એની રીતની વિદ્યાનું ગમન એટલે પછી બા સાથે ફાવે નહીં સાસુ સાથે અને અષ્ટમ પષ્ટમ એના પતિને એટલે આ માના દીકરાને એ કંઈ ભરાવ્યા કરે એમાં એક દિવસ ડોસીમાં બેઠા છે અને આ છોકરો એમના બાને કહે છે બા તમને મારે એક વાત કરવી છે તો કે કેને બેટા એમ જ તારે શું એમાં મૂંઝાવાનું હોય બા મારા ઘરનાને છે ને તમારી સાથે ફાવતું નથી ઓહો હો હો એને જીભ કેમ ઉપડી છે બા મારા છોક મારા ઘરનાને તમારે અરે ફાવતું નથી અરે રે દીકરા એને એવું શું છે મારે નથી ફાવતું હું કંઈ નડતી નથી હું મારું કામ કરું પણ એમાં બા એવું છે મારા ઘરના મને વારે વારે કીધા કરે છે એટલે મારે હવે તમને કહેવું જ જોઈએ અને તમારે બહુ પછી લાગણીશીલ ના થવું જોઈએ આમ તમને આટલી વાત કરીએ એમાં શું આંખમાં આંસુ આવી વિચાર કરો આ શું બોલે છે ડોસીને આંખમાં આંસુ ન આવે તો શું દૂધ આવે સ્તનમાં સ્તનમાં આટલું મેં તમને કીધું કે મારા ઘરના તમારે નથી ફાવતું કે એમાં તમને શું વળી બોરબોર જેવડા આંસુ મળ્યા પડવા અરે પણ દીકરા મને આંસુ ના આવે તો શું આવે તમારે સાંભળવું જોઈએ મને આ તો હું સાંભળું જ છું મારે બીજું તો છે પણ હું તો રાંડી રાંડભાઈ છું હા મારે એ જ કેવું છે એટલે બેટા મારા ઘરના એમ કે છે કે આપણી પ્રગતિ નહીં થાય કેમ તો કે આપણે એવું નથી સાંભળતા મારે તો રોજ નીત ઉઠીને આપણે બેયે વિધવાનું મોઢું જોવાનું ને અને વિધવાનું મોઢું જોવે એનું કોઈ દી શુકન ન થાય આ હા હા એની મા કે હા હા હા તું મારું પેટ થઈને બેટા હું તારી માં છું મારું મોઢું જોઈને તને અપશુકન થાય છે તું શું બોલે છે દોષી તો છાતી કૂટવા માંડી રડતી રડતી કે દીકરા મારું મોઢું જોઈને તું જીવો મારું મોઢું જોઈને તું મોટો થયો મારું મોઢું જોઈને તું સારું ભીણ્યો મારું મોઢું જોઈને તને સારું સાસરું મળ્યું મારું મોઢું જોઈને તને સારું લગ્ન ધામધૂમથી થયું સારું કમાતો થઈ ગયો આવા મારું મોઢું જોઈને તને કોઈ દી અપશુકન ન થયા અને હવે અપશુકન થાય છે અને તારા ઘરના અપશુકન થાય છે મારું વિધવાનું અને મને વિધવા કહેતા તને શરમ નથી આવતી હું તારી માં છું પણ બા એ હવે બહુ લાગણીશીલ ન થવું અમારે તો શું છે તમે ખીરું પાન કહેવા હવે અમારે તો લાંબુ પંથ કાપવાનો એટલે બા તમે છે ને હું તમને મળતો રહીશ મને કાંઈ તમારે વાંધો નથી અનાથ આશ્રમમાં મેં બધી વ્યવસ્થા કરી છે આ આને શું કહેવાય આ બોલતા એને કાંઈ શરમ નથી આવતી હું મારી માને શું કહું છું પત્નીમાં આસક્તિ હોય પણ આને શું કહેવાય મોહમાં એ એની આ આ વિધવા બા એને કેમ મોટો કર્યો કેમ પરણાવ્યો અને એને કે છે એને અપશુકન થાય છે અને અનાથ આશ્રમમાં મૂકવા માટે હાલ્યો શેરીઓના ઝાડવા થંભી જાય પવન શરમનો મારો થંભી જાય સૂરજને એમ થાય કે હું આથમી જાઉં એવી શરમ આવે આ ઘટનામાં પણ પેલાને શરમ આવતી જ્યાં મૂકવા જાય ને ત્યાંય સંચાલકો વ્યવસ્થાપકોને પણ શરમ આવે પણ આ મોહાંધને શરમ આવે આને મોહ કહેવાય એક બાપા મને થોડા વર્ષો થઈ ગયા મને આવ્યા હતા ત્યાં થોડું રડવા માંડ્યા આમાં કોઈ સત્સંગી કે એવું નહીં પણ આ દેવ દર્શન આવતા હોય અને રાત્રે આપણે કથા વાર્તા થતી હોય તો ઘણા નથી આવતા હોતા એમ સાંભળવા આવતા હોય પછી બિચારા આવીને સીધા રોવા માંડ્યા મેં કહ્યું શું છે બાપા તમે એ આ કંઈક શ્રીજી ટાવર છે ને એમાં રહેતા હતા મને કે સામે મારી પાસે નવ લાખ રૂપિયા મૂડી હતી મારે તમને શું કેવું મારે એકનો એક છોકરો છે મને મારી મારીને મારા નવ લાખ રૂપિયા લઈ ગયો મને આ જો મને માર્યો પૈસાનો મોહ બધાને હોય એટલે આશક્તિ બધાને હોય તો મોહ પૈસાનો ભૂલો બાપને મારીને પૈસા લઈ લેવા એને મોહ કહેવાય એ તો ઠીક છે સ્વામી હવે આપણું હતું તે છોકરાને આમે મરી જાય તો એને જ દેવાનું હતું ને પણ હવે મરીએ નહીં ત્યાં સુધી શું કરવું સ્વામી મેં તો એને દઈ દીધા બધા મારે ટૂંકું પેન્શન છે થોડો મને ડાયાબિટીસને એવું હોય એનો દવાનો પૈસો આમાંથી કાઢો મારો છોકરો મને કાંઈ પૈસો દેતો નથી તે હું પેન્શનમાંથી કાઢું એ તો હું કાઢી લઉં એનો વાંધો નથી એમ કહેતા કહેતા તો પોક મૂકીને રડવા માંડ્યા મેં કે હા હા હા બાપા વળી આશ્વાસન આપ્યું મને કે સ્વામી તમારું આશ્વાસન કાંઈ કામ નહીં આવે મેં પણ હું બીજું હું કરું છું મને કે મારો છોકરો મારી પાસે એમ કહે છે તમારે ઘરમાં રહેવું હોય અને અહીંયા ખાવું પીવું હોય તો મહિને બે હજાર રૂપિયા રોકડા મને ગણીને દો હવે બાપને પોતાના છોકરા પાસે રહેવા જમવા માટે જીવાય આણે દેવાની હોય એની જગ્યાએ છોકરાને બાપાએ બે હજાર રૂપિયા આપવાના તો ઘરમાં જમવા મળે અને ઓલો લે એ આમ પૈસા લેતા પેલાને શરમ નથી આને શું કહેવાય પૈસાને આસક્તિ હોય પણ આને મોહ કહેવાય આ રાપર કચ્છમાં પેલા એક જબરદાન ગઢવી કરીને ન સળગી ગયા જમીનના મામલામાં ખોટા દસ્તાવેજો તલાટીને મામલતદારે ભેળા થઈને કડદો વાળી નાખ્યો કરોડોની જમીન છે એ બારોબાર વેચી મારી એને બધું ઘણું બધું ચાલે છે ને એ થઈ ગયું પેલો બે વર્ષથી ધક્કા ખાતો હતો છેવટે કંટાળીને કચેરીની સામે જ મરી ગયો ને આપણે તો એનો ફોટો જોઈને આપણે તો જીવ બળવા મળ્યો બળ્યો હોઈએ ને આપણે બળીએ ઓલા તલાટી ને કઈ છે જ નહીં જાણે કચરો નહીં વાળો ચોળોનો સ્ટ્રીટ લાઈટ ગલીનો ભેળો કર્યો એમ એમ સળગી ગયો કાંઈ નહીં એને તો કરોડો જે મળ્યા એનો આનંદ મરી જાય તો મરી જાય કે એ જો ન સમજે તો મરી જાય લે આને પૈસાનો મોહ કહેવાય કોઈ શરમ ન આવે એને અને બિંદાસ નહીં ફરે જયારે કેમ શુભ કામ કર્યું હોય પૈસાની આસક્તિ નથી પણ મોહ છે આ ક્રિકેટની બધી આસક્તિ તમને બધાને હોય પણ ઓલો વર્લ્ડ કપ જીત્યા મેં તો છાપામાં બહુ જીણે તમને હાથમાં કદાચ નહીં આવ્યું હોય પણ અમારું તો આવું છે ને આ માઇક્રો આંખ્યો હોય તે એ મેં પકડી હું તમને કદાચ તમારે જાણમાં નહીં હોય મેં પકડી લીધું એ તો આપણને શરમ આવે વાંચીને જાણીને સાંભળીને તમને શરમ આવશે સુરતમાં બધા જુલુસ તો આનંદથી બધા કાઢતા હતા ને બધા આપણે જોયા રાખતા હતા અત્યારે કોઈને પેટ્રોલ મોંઘું નથી લો ત્યારે તમે કોઈ ઘરે નહોતા બધી ગાડીઓ લઈને બહાર આખા દેશમાં નીકળી પડ્યા હતા ત્યારે કોઈને એમ નહોતું સાઠ રૂપિયા પેટ્રોલ છે મફત સરકાર આપતી હોય એમ નીકળ્યા હતા બધા અને કરોડો રૂપિયાનું બાળી નાખ્યું જાણે કેમ પાકિસ્તાન ઉપર સરહદ ઉપર જીત મેળવી હોય મને તો હું તો ખરેખર જોવા માટે ત્યાં આવ્યો પછી ઓલી પાળી ઉપર મેં કીધું અને હું એકલો એકલો દાંત કાઢું મેં કીધું ગાંડપણની કઈ સીમા હોય ગાંડપણની કઈ સીમા હોય ગાંડપણની એકલો એકલો દાંત કાઢું પેલા બાજુમાં આવીને એક જણ ઉભર મને કે શું દાંત કાઢો મને ખરેખર ઉધરસ ચડી ગઈ એટલા દાંત આવ્યા આ છે એવી વાત કરો એકલો એકલો દાંત કાઢું મેં કીધું ઓહો આને કોણ સમજાવે આ જ લોકો પાછા બધા જયારે કોઈ કથા પ્રસંગ હોય ત્યારે એ છાપામાં એમ લખતા હોય છે આટલા ધાર્મિક મેળાવડો થાય છે ત્યારે લોકો બધા વાહનોમાં જાય છે પેટ્રોલ કેટલું બળે આ કુદરતી સોર્સિસનો નાશ કરવામાં આવે છે માટે સૌને આટલો બધા ખર્ચામાંથી બચાવવો જોઈએ ધાર્મિક મેળાવડાઓ કથા પ્રસંગો બંધ રાખવા જોઈએ જેથી આપણે પેટ્રોલની બચત થાય <laughs> છે ને આ દુનિયા કેવી છે જો હરિઓમ તત્સત છે તો સુરતમાં એ લોકોનો હર્ષમાં બધા ફરતા હતા એમાં એક જણો છોકરો યુવાન બધા કપડાં કાઢીને આખા સુરતમાં રખડ્યો આનંદ વ્યક્ત કરવા દિગંબર ફેર્યો છે છે શરમ આને ક્રિકેટનો મોહ કહેવાય આસક્તિ તો ભાઈ થોડી ઘણી હોય સમજ્યા પણ જુવાન જેવો છોકરો બેન બેટી દીકરી માં બેન કોઈને ગણે નહીં અને બજારમાં એમનો ઉમર રખડે પણ આને માર્યો કેમ નહીં કોઈએ મને એ નથી થતું આને મોહ કહેવાય તમને કે મને કે સૌને પોતપોતાના શરીરની આસક્તિ હોય કે નહીં પણ તમે બેનો દીકરીઓ પુરુષો છોકરા જુવાન છોકરાઓ તમે એવા કપડાં પહેરો બીજાને શરમ આવે તમને ન આવે તો સમજો તમને તમારા શરીરની આસક્તિ નહીં મોહ છે અડધા નાગા બુગા થઈને રખડતા હો તો સમજો તમને શરીરનો મોહ છે આસક્તિ નથી બેન દીકરીને શરમ આવવી જોઈએ ને અને આ આજના મા બાપે છે ને એને એને મોહ છે છોકરાઓને છોકરા હા અરે છોકરો જણ હજી સમજ્યો પણ હવે છોકરી પોતાની એ રાત્રે એવી પાર્ટીમાં ગઈ હોય ને એ મોડી આવે ને એવા કપડાં પહેરીને ગયા હોય ને પાછા વળી ગૌરવ લે કે એ તો હજી બેબી સૂતી છે કારણ કે રાત્રે પાર્ટીમાં ગઈ મોડી આવી હતી આ ગૌરવનું છે લાજવાન બદલે ગાજે આ છોકરાઓનો મોહ આ શક્તિ નહીં મોહ હજી એક વાત કહી દઉં <clears throat> શરમનો છાંટો નહીં ધૂતરાષ્ટ્રને તમે જાણો છો ને હે એ ધૂતરાષ્ટ્ર બધી જળ હતી ને મહાભારતમાં હે મહાભારત ખેલાઈ ગયું યુદ્ધ થઈ ગયું બધા કૌરવો મરી ગયા અને પાંડવોને માથે ધૂતરાષ્ટ્ર દુર્યોધને કઈ વિતાવવામાં બાકી રાખ્યું હતું હે યુદ્ધ પૂરું થઈ ગયું આટલું એટલું કુંતાને પાંચ પાંડવોને દુઃખ દીધા કે જે આપણે સાંભળીએ તો આપણને પીડા થાય તો એ જ ધૂતરાષ્ટ્ર અને અંધ પેલી ગાંધારી એ યુધિષ્ઠિરના પાંડવોના મહેલમાં રહે છે અને એ આ બધા એને પીરસે અને એને સાચવે એનો રોટલો ખાય છે આ જીવવાનો મોહ કહેવાય આના કરતા મરી જવું જોઈએ વનમાં જતું રહેવું જોઈએ પણ એને શરમ નથી કે હું આને ત્યાં આશરો લઉં આને જેને મેં કાળા કામ કર્યા એનો રોટલો ખાતા આજે મને આ અવસ્થાએ શરમ આવવી જોઈએ અને ખરેખર વિદુર આવ્યા અને એક દિન નિવરાતે જમતા હતા વિદુરજી કીધું કે તમે ઘરડા છો મારા વડીલ છો પણ મારે તમને મહાભારતમાં છે વિદુર કે મારે તમને કેવું જોઈએ તમને શરમ છે કે નહીં જેને તમે ઝેર દીધા જેને તમે દાવા નળમાં લાક્ષાગ્રહમાં બાળ્યા જેને તમે વન વન ભટકતા કર્યા જેની પુત્ર વધુને જેની પુત્ર જેની વહુને તમે કપડાં ખેંચવાના પ્રયોજન કર્યા એને ત્યાં રોટલો ખાતા તમને શરમ નથી આવતી ત્યારે અંધ ધૂતરાષ્ટ્ર દાંત કાઢી વિદુર તો હું શું કરું વિદુર કે વાન પ્રસ્થ લ્યો જંગલમાં ચાલો તમે નહીં ચાલો તો હું તમને સાથે લઈ જાઉં મારી સાથે ચાલો પણ આ શોભતું નથી તમને અને પછી બુઢો ને બુઢી ઊભા થયા અને વિદુરની સાથે જંગલમાં જ્ઞાન વાનપ્રસ્થ લીધો આને જીવવાનો મોહ કહેવાય એટલે મોહ બધામાં આવે સ્ત્રીમાં આવે ધનમાં આવે છોકરામાં આવે પૈસામાં આવે ખુરશીમાં આવે જીવવામાં આવે બધામાં આવે પણ જ્યારે લાળ શરમ જતી રહે ત્યારે એને શું કહેવાય મોહ કહેવાય હજી એમાં થોડીક વાત છે પણ એ આજે નહીં આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો